જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો એસો પંચ ચિન્મુકારો સૌ પાવપ પણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગળાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભગવાનની વાણી માટે ગુજરાતી ચાલશે ને હમણાં ભગવાનની ભગવાનની વાણી માટે ભગવાનની વાણી માટે એમ કીધું છે કે સર્વજ્ઞની વાણી કેટલા બધા ભેદ ખુલ્લા કરતી બધી જ માન્યતાને આવરી લેતી કોઈને પણ દુઃખ ના પહોંચે એવી અને હૃદય સ્પર્શી જાય ગમે તેવા આવરણ હોય તે તોડી નાખે એવી આવરણભેદક વાણી હોવા છતાં એને સાંભળનારા કેટલું એને લઈ શકે એટલે એવી એ વાણી આપણે સાંભળવા મળે છે પણ આપણું અંતર એવું નથી અને નહીં હોવાના કારણે એક તો એ જે વાણી નીકળે છે તે એને શું કહેવાય એમનો જે અનુભવ છે અનુભવ માટે તો એમ કીધું છે કે નિશબ્દ છે અનુભવ શબ્દથી પર છે વાત નીકળે છે શબ્દમાં એટલે એ અનુભવ કેટલો શબ્દમાં આવ્યો કે આવે અને એમાં આપણે સાંભળનારા આપણે પોતાને જોઈએ તો આપણને ખબર પડે કે એક કલાકના એ એમના એ સત્સંગમાં આપણે કેટલા જાગ્રત હોઈએ છીએ એ પોતાને જ પૂછો જય સચ્ચિદાનંદ હું તો ઘણી વખત મારી જાતને વિચારું કંઈક આમ વસ્તુ થતી હોય કંઈ ફોન આવ્યો કંઈ આમ કોઈ કંઈક કશું કીધું હોય ને તરત ધ્યાન આપણું એમાં જતું રહે અને એ વાત પછી આપણા કાનમાં પડતી હોવા છતાં આપણે ત્યાં હાજર હોતા નથી અને આપણું અંતર આપણે તપાસ કરીએ તો કંઈ કેટલી બધી રીતે જલાયેલું નથી નામ દીધું ને આવ્યું બોલો I mean satsang satsang. Call call you later. Huh? I am in satsang. Call silent અમુક એ બરાબર છે પણ હા આ બધા એમરજન્સીવાળા કોલ કરે નહીં તો હું ઉપાડું જ નહીં આ બધા એમરજન્સીવાળા છે નહીં નહીં ઓફકોર્સ એટલે આ આપણી સિચ્યુએશન છે અને એમાં એમની આટલા બધા ભેદોને આવરી લેતી માન્યતાને આવરી લેતી હૃદયસ્પર્શી આવરણ ભેદક સ્યાદવાદ વાણી એમ કીધું અને આપણું અવિરીતની પરિસ્થિતિ હોવાથી આપણે જુઓ એટલે આ બધું જાણીને ભગવાનની વાણી નીકળતી હોય છે આપણને શું લાગે કે દાદા કોના માટે બોલ્યા આપણા માટે બોલ્યા ઓબ્વિયસલી ભગવાન કે હું કોઈના માટે બોલતો જ નથી હું મારા મારી વાણીનો માલ ખાલી કરું છું આ બહુ વિચારવા જેવી વાત આપણે કદાચ દાદાને જોઈએ આપણે સાંભળીએ અને બધા જે રીતે આમ આકર્ષાય ને જે રીતે થાય તો સહેજે આપણને અંદરથી થાય કે મારી વાણી પણ આવી હોવી જોઈએ પણ એ વાણીને જોઈને આપણે નથી આવું ભાવ થતો પણ જે બધા લોકો આકર્ષાય છે ને એ બધાને ભાવ થાય એટલે આ કેટલું બધું વિચારવાની જરૂરત છે કે એ વાણી એમ કે એમણે કોઈને સંભળાવવા માટે બોલ્યા જ નહોતા એ તો એમની વાણીનો માલ ખાલી કરી રહ્યા હતા અને બીજું કે જે કોઈ પણ પૂછનાર હોય એમના લેવલ સુધી એ વાણી નીકળે છે કે નથી નીકળતી એનો મતલબ શું કે પૂછનારે પૂછ્યું અને બોલનાર સમજાવનાર કંઈ સંસ્કૃતનો શ્લોક બોલે તો શું થાય એ શ્લોક એમને સમજાવવો પડે તો સમજણ એવી છે કે એમને આટલા બધા વિસ્તારમાં બોલવી પડે ખ્યાલ આવે ને તો એક શબ્દથી જ સમાધાન થઈ જાય આવું છે એટલે એટલા લેવલે એમને જવું પડે છે કે જેથી કરીને સામાને અને છતાં એ પોતાનો વાણીનો માલ જ ખાલી કરી રહ્યા હોય છે એટલે એ વાણીને વાણીનો આપણે લાભ લેવો હોય તો આપણે કેટલા બધા એલર્ટ રહેવાની જરૂરત છે ઇન ધ સેન્સ કે ચાલો આપણે હમણાં સત્સંગમાં આવવાના છે બે કલાકનો સત્સંગ છે દિવસના ચાર કલાકનો સત્સંગ થાય છે આપણી પાસે ચોવીસ કલાક છે તો એમાં આપણે આ ચાર કલાકનો લાભ કેમ કરીને વધુને વધુ લઈ શકીએ ચાર કલાકે માટે તો આપણી પૂરી જાગૃતિ સાથેની હાજરી જોઈએ કે નહીં આપણે ફિઝિકલી તો હાજર વખતે રહી નથી શકતા ત્રણ વાગ્યાનો ટાઈમ આપેલો હોય તો આવી નથી શકતા આવતા નથી એમ નથી કહેતા આપણે આવી નથી શકતા બરાબર છે કારણ કે અહીંયા જ એવું સેટ નથી થયું કે આપણે સમયસર પહોંચવું છે બરાબર છે ટીચર મોડા આવે ને તો એ સ્ટુડન્ટની ભૂલ નથી એ ટીચરે જોવાની વાત છે પણ જો સ્ટુડન્ટ મોડા આવે તો એ સ્ટુડન્ટે શું વિચારવું જોઈએ એ વાત છે ને એટલે એ ટાઈમ માટે એટલે એ બે કલાક કે ચાર કલાક જે આપણને મુશ્કેલથી મળે છે એમ કહીએ આપણે અને એમાં ખાવા પીવામાં સચવાયેલું ના હોય આરામનું સચવાયું સત્સંગમાં આપણે સત્સંગમાં બેસીએ છીએ તેમાં પછી કોઈક આજુબાજુ વાત કરનારા હોય એટલે કેટલા બધા ડિસ્ટ્રેક્શન અને એ ડિસ્ટ્રેક્શન બહાર નથી મૂળ ડિસ્ટ્રેક્શન આપણી અંદર છે અને એવા ડિસ્ટ્રેક્શનમાં આપણે સત્સંગમાં બેસીએ છીએ એટલે કેટલી બધી ગોઠવણી માંગે એટલે આ તો એક સામાન્ય વાત કરીએ આપણે કે દાદાજીનો આપણે જો એ લાભ લેવો હોય તો એનો કેવી રીતે અને કેમનો લઈએ પછી કેટલી વખત એવું થાય કોઈ બીજાને ઝોકા ખાતા જોઈએ તો આપણને સહેજે એમ થાય કે કઈ જાતના છે કરીને સ્વાભાવિક છે પણ આપણે આપણું જે બે ધ્યાનપણું છે છે એ ઝોકામાં ના કહેવાય પહેલાં ઉઘાડું ઊંઘે છે કે ઝોકા ખાય છે આપણે આપણે બે ધ્યાનપણાથી ઝોકામાં છે એટલે આ બધી વસ્તુ આપણે જ્યારે બહાર જોઈએ ત્યારે આપણે અંદરથી શું રાખીએ આવી ભૂલ આપણાથી ના થાય ભાઈ એટલે આપણે જાગ્રત રહેવું છે જાગ્રત રહ્યા પછી આપણી સમજણની મર્યાદા હોવાના કારણે આપણે પૂરું સમજી શકતા નથી એટલે એક વખત વાત સાંભળી હતી કે દાદા ભગવાન કનુ દાદાજી ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ સાહેબને બધા ડાકોર ગયેલા અને પછી દાદા બેઠા હતા અને બધા દર્શન કરવા આવ્યા ત્યારે દાદા એ ચંદ્રકાંતભાઈ સાહેબને પૂછ્યું દર્શન કર્યા કોને પૂછ્યું ચંદ્રકાંતભાઈ સાહેબને એ કે તમે દર્શન કર્યા બરાબર કર્યા હવે આ પૂછવામાં એમનો શું મતલબ હતો એ આપણને કાંઈ ખબર નથી પણ એક પ્રશ્ન પરથી આપણી સમજણ એના બધા જ પાસા વિચારી શકીએ સમજી શકીએ એ બહુ મહત્ત્વની વાત છે દાદા કહે કે મારી પાસે કોઈની વાત ગમે ત્યાંથી ગમે ત્યારે આવે ગમે તે રીતે આવે તો અમારો ઉપયોગ એને એવી રીતે ફરી ફરી વળે કે એનું અર્ક પકડી લે એની એનો આધાર પકડી લે એની નસ પકડી લે અને એમાં જે સમજવાનું હતું તે સમજી લે કરવાનું નથી કારણ કે ક્રિયાનો ભાગ કોઈના હાથમાં નથી પણ સમજણનો ભાગ ચોક્કસ છે એટલે આપણે એ સમજણ એટલી પાકી કરી લેવાની છે કે ચાલો દર્શન કર્યા તો દર્શન કરેલાનો મતલબ શું કે એ દર્શન થયેલા આપણી દ્રષ્ટિમાં એ બેસેલા હવે તમને ક્યાં નહીં દેખાય તો કહે કે જ્યાં નથી ત્યાં નહીં દેખાવા જોઈએ પણ જ્યાં છે ત્યાં તો દેખાવા જ જોઈએ ને જ્યાં નથી ત્યાં તો નહીં જ દેખાવા જોઈએ પણ જ્યાં છે ત્યાં તો દેખાવા જોઈએ ને પણ જ્યાં છે ત્યાં આપણને નથી દેખાતા એવું નથી થતું જ્યાં છે તોય આપણને દેખાતા નથી તો કહે કે તમે દર્શન શું કર્યા હમણાં લગી કરતા હતા શું એટલે એવા બધા સવાલ એને શું કહેવાય કે આ બહાર લોકો શું કહે છે ને આ કોર્ટમાં આ લોકો સાચા ખોટાનું એ કરે છે ને નોટ મેન્યુપ્યુલેશન આધારને સમાધાન ખોડે છે ને સમાધાન એટલે કે પુરવાર કરે છે ને તેવી રીતે આપણે પોતાનો કેસ શુદ્ધાત્મા એ કરીને શુદ્ધાત્માનો પોતાનો કેસ જીતી લેવાનો છે આપણા જ કરારોની સામે એટલે એ વકીલાત કરતાં આપણને આપણે શીખવાની છે કે જેથી કરીને જે દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિ આપણી અખંડપણે કામ કરે અને એ એ અખંડપણે કામ કરેલી ક્યારે કે આપણને આપણી બધી ભૂલો દેખાય બીજાની ભૂલો ના દેખાય આજે તો બીજાની ભૂલો પર નજર વધારે જાય છે ને એટલે આ વાત છે એના પર જ આપણે વિચારણા કરીએ જય સચ્ચિદાનંદ આ તો બધા આવ્યા નહીં એટલે વચ્ચેનો ફ્રી પીરિયડ લીધો હા ના ના એટલે હમણાં તો ટીચર મોડા આવ્યા બોલો હદ થઈ ગઈ ને આ તો ગ્રેસ ગ્રેસનો પીરિયડ કહેવાય હા હા કહું છું तेर पाँच नाइनटीन एटी थ्री યસ મને સાત કીધું કે ત્રણ કીધું તેર કરેક્ટ ઓકે ચાલો સાહેબ દીપકભાઈ ગુજરાતી ચલેગી કે હિન્દી ગુજરાતી એટલે કંઈ પ્રશ્ન થતો હોય કે વાતચીત કરવાની ઈચ્છા થાય તો વાત કરાય બાકી હેતુ તો મોક્ષે જવાનો જ છે ને કે બીજો કંઈ બહુ નજીક રાખો મોક્ષ જવાનો હેતુ છે ને કે બીજો કંઈ મોક્ષે જવાનો ધ્યેય છે ને કે બીજો કંઈ શું કરશો એના માટે મોક્ષે જવા માટે બુકિંગ કરાયું से बॉम्बे जाते हैं तो बुकिंग कराते हैं ना रिजर्वेशन कराते हैं तो मुक्स में जाने के लिए रिजर्वेशन कराया कहा होता है हाँ कहा होता है वो तो जिसको जाने की तीव्र इच्छा है वो ढूंढ लेता है जिसको जाने की इच्छा है तो वो ढूंढ लेगा आप आप ढूंढते हो आपने ढूंढा तो मोक्ष क्या है और क्यों जाने का यहाँ कुछ अच्छा नहीं है इसलिए मोक्ष में जाने का मोक्ष में जाने का क्यों और कैसे हाँ बात कीजिए नहीं बात कीजिए उसमें हम्म। तो सबको सुनाई दे इसलिए हम आपकी एग्जाम नहीं ले रहे हाँ सबको सुनाई दे इसलिए मैं तो इतना जानता हूँ कि जो ये दृश्य जगत दिख रहा है ना हाँ, जो दृश्य जगत दिख रहा है वह एक दुनिया है और एक भीतर की दुनिया है तो जैसे जैसे व्यक्ति इस दुनिया से हर चीज़ उसको कुछ लेता है ग्रहण करता है खाता पीता हर चीज़ से कुछ मिलता है वैसे ही एक भीतर की दुनिया है जो उस परम ऐश्वर्य कहते हैं उसको हम्म। तो उसकी झलक उस परमात्मा की कृपा से मिलती है तो इन सब चीज़ों में आनंद नहीं आएगा क्या वो आनंद लेगा पर डूबेगा नहीं क्योंकि वो परम आनंद कहे ना उसको उसकी जो झलक मिलती रहती है बार बार उस प्रभु की कृपा से तो आकर्षण उसी का रहेगा बस मैं उसको समझ पाया हूँ बराबर है यही यही आ, इस जीवन पथ में जो आज यहाँ इस मुकाम पर आकर मुझे खड़ा किया तो यही चीज़ है तो ये जो दृश्य जगत है जिसको हम देखते हैं समझ पाते हैं ये जो कुछ दिखाई देता है जितना भी दिखाई देता है हमारी समझ में आता है तो वो सब टेम्पररी है क्या है टेम्पररी है और जो इसको देखने वाला है इसको समझने वाला है वो परमानेंट है तो उसकी पहचान होनी चाहिए दीपक भाई की थोड़ी पहचान है दीपक भाई कैसे दिखते हैं कैसे समझ में आते हैं उसकी क्या खूबियाँ हैं क्या खामियाँ हैं दीपक भाई की तो सब पहचान है न लेकिन जो हम खुद है उसकी पहचान जरूरी है और मोक्ष पाना है मोक्ष का अनुभव करना है तो मैं खुद कौन हूँ वो समझना पड़ेगा बराबर तो इसके लिए कुछ प्रयत्न किए आपने क्या क्या किया हाँ इसके लिए आपने क्या क्या प्रयत्न किया क्या बोलते हैं एक ही चीज मुझे समझ में आती है माइक ऐसे रखिए हाँ एक एक ही चीज हमें समझ में आई आज तक में कि दो चीज है जड़ और चेतन तो जो जड़ का जितना हमें आकर्षण है पर उस प्रभु की कृपा से जो मैं हूँ उसके ऐश्वर्य का जो आनंद का अनुभव व्यक्ति को मिलता रहता है तो ये आकर्षण अपनी जगह रह जाएंगे और वो आकर्षण की मात्रा बढ़ती रहेगी यही मैं जो यहाँ तक आया माउंट तब तक और यहाँ माउंट में रहने के बाद यही अनुभव है कि बस यहाँ यहाँ साढ़े चार साल यहाँ साढ़े चार साल बस और तो कोई नहीं बराबर है हाँ आपकी जो शोध है उस तरफ की ही है जी बाकी कहीं गलत हूँ तो आप बता सकते नहीं नहीं सो क्योंकि जड़ और चेतन की पहचान तो कि जब तक चेतन की पहचान नहीं होती है वहाँ तक एग्जैक्ट आप जड़ को भी जान नहीं सकते दुनियादारी की दृष्टि में हम जड़ और चेतन जानते हैं लेकिन दुनियादारी की दृष्टि में आप उसको ये शरीर को चेतन कहते हो लेकिन दादा भगवान की दृष्टि में यथार्थ वितरागों की दृष्टि में ये निश्चेतन चेतन है ये ऐसे होता है ये कर सकते हैं तो हमको ऐसा लगता है कि ये चेतन है हमारी मर्जी से हम कर सकते हैं तो कि नहीं ये मन वचन और काया ये तीनों निश्चेतन चेतन है मतलब चेतन जैसे लगते हैं मगर चेतन नहीं है चेतन जैसे दिखाई देंगे चेतन जैसे लगेंगे फिर भी वो चेतन नहीं है निश्चेतन चेतन है और जो दरअसल चेतन है तो कि दरअसल चेतन कभी दिखाई नहीं देता लेकिन जहाँ भी वो होता है जिसमें भी वो होता है वहाँ सभी प्रकार की फीलिंग्स होती है लागणी होती है जो भी वस्तु में सभी प्रकार की फीलिंग्स है उसको भूख लगती है नींद आती है थकान लगती है राजी होता है नाराज होता है ये जितनी भी फीलिंग्स है वो फीलिंग्स जो भी जीव बताता है उसके भीतर आत्मा है और जहाँ कहीं पर भी किसी भी प्रकार की फीलिंग्स नहीं है वहाँ आत्मा नहीं है बराबर तो कि ये दादा भगवान ने ये वितरागों की जो समझ है इस आधार से ये बताया कि आत्मा कहाँ है हम तो ऐसे बोलेंगे कि सब जगह पर है बोलते ही है ना सब जगह पर है आप क्या मानते हो सभी जगह पर है आत्मा ज्ञानी तो हो नहीं और कुछ भी अनुभव से तो ये रूप में नहीं कह पाऊंगा इस मार्ग में चला हूँ तो कोई ज्ञानी ही इस बारे में बता सकेंगे बराबर लेकिन आपकी मान्यता क्या है आ, हाँ, ये ये जानना चाहता हूँ मेरे हृदय में एक ही तत्व है कि इस संसार में दो तत्व है एक जड़ है और एक चेतन है वो तो बराबर है ठीक है तो आपने जैसे कहा कि जिसके अंदर विजन नहीं है वह जड़ है और जिसमें विजन है वह चेतन है वो चाहे दिखे किसी में वाइब्रेशन होता हुआ न दिखे पर जहाँ है वहाँ है बराबर और वो परमात्मा को या ज्ञानी पुरुष को ही पूर्ण सत्य अनुभव में आता है और वो कह सकते हैं वो ऐसा ये, ये ज्ञानी पुरुष ने ही बताया है यथार्थ आप कुछ और मैंने गलत कहा हो तो आप बताइए नहीं आपने जो बताया है कि भाई चेतन तत्व में विजन है और जड़ तत्व में विजन नहीं है वो बराबर है और दादा भगवान ने इससे भी आगे बताया कि जड़ तत्व में किसी भी प्रकार की फीलिंग्स नहीं है किसी भी प्रकार की फीलिंग्स नहीं उसको अच्छा नहीं लगता बुरा नहीं लगता नाराज नहीं होता भूख नहीं लगता प्यास नहीं लगता कुछ नहीं और जहाँ चेतन है जिसमें चेतन है उसको सभी प्रकार की फीलिंग्स होती है जैसे कि ये चीटी जा रही है तो उसमें सभी प्रकार की फीलिंग्स है इसको आप टच करने के लिए जाओगे तो वो घबरा जाएगी होती है हमारे अंदर है क्यों तो को उसको भूख लगती है प्यास लगती है थकान लगती है नींद आती है सभी प्रकार की फीलिंग्स है तो जहाँ सभी प्रकार की फीलिंग्स व्यक्त होती है वहाँ भगवान है वहाँ आत्मा है वहाँ चेतन है तो उसको अनुभव करना है उसको तत्व से स्वभाव से जानना है तो ये जब आप ज्ञानी पुरुष के द्वारा आप अपने खुद को जानेंगे उसका अनुभव करेंगे बाद में वो अनुभव पूर्णता की ओर जाता जाता जाता पूर्ण हो जाएगा और अपने आप मोक्ष चला जाएगा तो अभी हमारे भीतर आत्मा है ये तो पता है बराबर ये पता है तो बाकी क्या रहा आपने जैसे कहा पता है तो ये चीज़ हम परोक्ष रूप में अनुभव कर रहे हैं ना कि शरीर में मूवमेंट है इसलिए हम अनुभव कर रहे हैं कि इसमें है हम्म। ठीक बात है पर ज्ञानी तो प्रत्यक्ष अनुभव करते हैं या परमात्मा प्रत्यक्ष अनुभव कर रहे हैं उनकी अनुभव गोचरवाणी है ना तो कहते हैं ना कि एक ने दूध के बारे में सुना एक ने दूध देखा और एक ने दूध चख लिया तो अब हमने तो दूध के बारे में सुना है न उसको देखा है न चखा है तो कहीं ना कहीं हमारे में हर क्षण वो शंका खड़ी रहती है तो, तो, तो उसके तो लिए निवारण क्या उसके लिए तो सत्संग का बातचीत है ना नहीं वो सत्संग भी समझने के लिए हाँ वो शंका का निवारण करने के लिए ही तो ये आस, आपस में सत्संग है जी क्या उससे पूर्णतः निवारण हो जाएगा हो जाता है तो अपनी शंका जितनी निकल जाती है जी जितना जितना समाधान होता जाता है जी उतना उतना मोक्ष उसको अनुभव में आता है बोध मोक्ष मोक्ष अनुभव अनुभव में आता है क्योंकि मोक्ष यानी क्या जी तो के सभी प्रकार के अज्ञान से मुक्ति अज्ञान से मुक्ति वो शरीर के साथ पहला मोक्ष है तमाम प्रकार के अज्ञान से मुक्ति अभी तो मैं दीपक भाई हूँ और मैं ये करता हूँ मैंने खाया मैं सो गया मैं ये करता हूँ मैं इतना पढ़ा हूँ ये है ना अभी हमारी बात हुई थी ना तो आ, आपने बताया कि सारे कर्म एक तरफ है और पहले हम आत्मा का बोध करवाते हैं तो अपने आप फिर वो जो सारे हिसाब है हमारे क्लियर होते जाते हैं तो आपने अभी फरमाया कि सत्संग से जितना बोध होगा हमारा मोक्ष होगा हम्म। ठीक तो ये क्रम वाला मार्ग नहीं हुआ और आप कह रहे हैं अक्रम हम्म। तो अक्रम में तो सीधी आत्मा का ही डायरेक्ट बोध है और सारी बाहर की चीज़ें निपटानी है और आप कह रहे हैं सत्संग से क्लियर होगा उतना मोक्ष होगा नहीं ले तो सत्संग तो से कैसे समझे सत्संग से क्लियर होगा मतलब कि जितना जितना आपका अज्ञान मान्यता है अज्ञान है वो जितना जितना निर्मूल होता जाएगा उतना वो अनुभव में आएगा और मूल जो अज्ञान है वो ज्ञानी पुरुष के निमित्त से ही जाता है तो मूल अज्ञान क्या है तो जो नाम पहचान के लिए दिया है व्यवहार में पहचानने के लिए नाम है आप भी दीपक है ये भी दीपक है वो भी दीपक है यहाँ कितने सारे दीपक है तो ये एक पहचान के लिए है तो वो तो चाहिए ही लेकिन आप खुद दीपक हो आप बोलते हो कि मेरा नाम दीपक है और दूसरी बार ऐसा बोलता है कि मैं दीपक हूं तो मेरा नाम दीपक है और मैं दीपक हूं उसमें कुछ अंतर है कुछ फर्क है क्या है माइक में आपकी आवाज पीछे सुनाई नहीं देगी क्या बात चलती पता नहीं मतलब, आपने फरमाया वैसे जहां मैं ये कह रहा हूं कि मैं दीपक हूं और अंदर से मैं ये व्यवहार दृष्टि से कह रहा हूँ तो ठीक है कि कोई हम ये कहेंगे कि ये शरीर दीपक का है ऐसा हर जगह तो हम नहीं कह पाएंगे कोई पूछेगा तो हम व्यवहार से कह रहे हैं ठीक है पर अंदर मेरा सेंस क्लियर होता है कि मैं क्या हूँ तो मैं व्यवहार में कह रहा हूँ हम्म। पर एक आपने अभी जो बताया कि ज्ञानी पुरुष से आ, हमें सीधा ही आत्मतत्व का अनुभव जो कहे ना कि दूध पिला देते हैं वो जिसका रस चख रहे हैं वो हमें भी चखा देते हैं हाँ तो फिर तो ये खेल बहुत सरल हो जाएगा ना बाहर का बहुत ही सरल तो ये ज्ञानी पुरुष की सिद्धि होती है जी मैं दीपक हूँ और मैं करता हूँ ऐसी जो रॉन्ग बिलीफ पड़ी हुई है ऐसी गलत मान्यता जो पड़ी हुई है इसको ही अहंकार कहते हैं आप खुद जो है वो आप खुद को जानते नहीं हो आप कुछ करते नहीं हो फिर भी ऐसा मानते हो कि मैंने ये किया तो इसी को ही अज्ञान कहते हैं हकीकत में आप खुद कौन हो वो जानते नहीं हो और जो नाम व्यवहार चलाने के लिए दिया है उसको मानकर चलते हो कि मैं दीपक हूँ मैं दीपक हूँ मैं दीपक हूँ बराबर और दूसरा क्या है अज्ञान तो कि मैंने ये किया मैं सोचता हूँ मैंने खाया मैंने पिया मैं पढ़ा मैंने ये अभ्यास किया तो ये जो मैंने किया ऐसी जो बिलीफ है वहाँ पर अज्ञान है जो आप हकीकत में करते नहीं हो फिर भी आप मानते हो कि मैंने ये किया तो ये कर्तापन का जो अज्ञान है कर्ता बारे में आपसे पूछना चाहूँगा कि आत्मा नहीं कर रहा है ये ठीक है पर क्या जड़ इस शरीर भी कुछ कर पाएगा अकेला आत्मा के बिना तो के तो आ, मैं ये निवेदन पूछना चाहता हूँ कि जड़ और चेतन के संयोग से ही सब कुछ हो रहा है हम्म। बाकी न जड़ में वो ताकत है कि वो यहाँ से यहाँ हिल सके ठीक है तो क्या हम ये माने कि ये संयोग संबंध से सब कुछ हो रहा है वह भी हमारा कर्ता भाव है अहम भाव है हम्म। कि क्या क्योंकि बहुत अच्छे आपकी समझ है कि ना तो अकेला शरीर कुछ कर रहा है ना तो अकेला आत्मा कुछ कर पाएगा लेकिन शरीर के अंदर आत्मा की जो हाजिरी है वो आत्मा की हाजिरी से ये शरीर सब कुछ कर रहा है अगर आत्मा की हाजिरी नहीं है तो अकेला शरीर कुछ नहीं कर पाएगा तो ना शरीर करता है ना आत्मा करता है कि दोनों एक दूसरे की हाजिरी से जो भी क्रिया हमको दिखाई देती है वो आत्मा की हाजिरी में होती है वो खुद शरीर अकेला नहीं करता है और ना तो आत्मा करता है तो क्या आत्मा की हाजिरी में ये मन वचन काया है और अंतस्करण है भीतर का तो कोई ये काम करता है क्या करता है तो क्या मैंने ये किया ऐसा बोलना गुना नहीं है लेकिन मैंने ये किया ऐसा मानना गुना है मैंने ये किया ये बोलना गुना नहीं है वो व्यवहार क्योंकि व्यवहार व्यवहार बोलना पड़ेगा मैंने खाया जी, मैं सो गया लेकिन अंदर से ये जानू कि ये संयोग संबंध से हो संयोग सबंध से हो रहा है तो वहाँ न करता हूँ न भोगता हूँ हाँ केवल मैं अनुभव करने वाला हूँ अनुभव करने वाला ठीक लेकिन जहाँ तक उसका ये वेद विज्ञान आपको प्राप्त नहीं हुआ है वहाँ तक आपको ऐसा ही लगेगा कि मैंने किया ये ज्ञानी पुरुष की सिद्धि है ज्ञानी पुरुष जब अनुभव करवाते हैं वो ज्ञान दीक्षा में जब वो भेद विज्ञान देते हैं आत्मा और अनात्मा का भेदांकन होता है तब उसके बाद मैं आत्मा हूँ और ये मेरा शरीर कर रहा है कर्म के अधीन काम कर रहा है फिर वो अनुभव शुरू होगा अभी आप शब्द से समझ जाएंगे लेकिन आपकी मान्यता में तो वही रहेगा कि मैंने किया समझे तो ये अनुभव करने के लिए ऐसा भाव रखने का है कि मुझे ये विज्ञान दादाजी के निमित्त से ये जो भेद विज्ञान है वो मुझे प्राप्त हो अब जो भी भगवान की पूजा करते हैं प्रार्थना करते हैं उसको हर रोज ये भाव करना है कि हे भगवान आपने तो संसार में रहते हुए संसार से मुक्त हुए तो मैं भी ये संसार में रहकर संसार से मुक्त हो ऐसे ज्ञानी पुरुष मुझे मिले उसका विज्ञान मुझे प्राप्त हो ऐसी मुझे ऐसी मेरी प्रार्थना है मैं मैं इतना जरूर कहूँगा हृदय जरा जोर से बोलिए मैं इतना कह भाव रखता हूँ कि यहाँ बैठे हुए और मैंने हर जगह देखा यहाँ कि हर एक के एक ओजस्विता है तेजस्विता है चेहरे पर ललाट पर तो कहीं ना कहीं कोई तत्व से ही जुड़े हैं तब ये है तो मैं इतना निवेदन चाहूँगा कि हम तो आपके कोई ऐसे फॉलोअर्स तो है नहीं यहाँ रह के साधना कर रहे हैं तो हमारा निवेदन है कि आपका तत्व अगर हमें मिलेगा तो कहीं ना कहीं उस प्रभु की ओर चरणों में जाने की ओर हमारी योग्यता बढ़ेगी यही हमारा निवेदन तो आपका ऑब्जर्वेशन बहुत अच्छा है ये सभी जो है जी वो सभी को आत्मा का अनुभव है अनुभव कर रहे हैं ये सभी दादा भगवान के कनु दादा जी के फॉलोअर्स हैं और सभी दूर दूर से आए हैं तो जो अनुभव पक्का हुआ है मैं कौन हूँ ऐसा रियलाइजेशन हुआ है इसके बाद का ये सब व्यवहार है और आपने ये ऑब्जर्व किया आपने ये अनुभव किया ये आपका एक अभ्यास है इसकी वजह से आपने ये ऑब्जर्व किया है और आपकी भावना है तो आपको भी ये सुख मिल सकता है ये दशा प्राप्त हो सकती है आप जयंती भाई को बोल के रखना वो जब भी बुलाए પડે हाँ એટલે એટલે वाहन का उपयोग नहीं करते वाहन का उपयोग नहीं करते हो सके इतना भाव रहता है कि नहीं, नहीं करें बराबर लेकिन और जब थोड़ी- ऐसा मौका आए ये ज्ञान का प्रयोग होए जी तो प्लेन में आ सको तो प्लेन में आ जाना चल के आ जा सकते हो तो चल के आ जाना वो आपको जानकारी देंगे जयंती भाई मैं एक निवेदन करना चाहता हूँ हाँ कल दादा ने बताया कि विनय वही है कि जो मेरे भीतर चेतन लो है वही आप में है और वही परमात्मा में प्रकट रूप में है पूर्ण रूप से तो मेरा हृदय आपने अभी कहा कि वो चीटी में भी सेंसिटिविटी है वो अनुभव करती है जब हम उनके पास जाते हैं वो अपने से दूर होती है तो मेरे से पैर रखते हुए भी वो मेरा हृदय कमकपित हो जाता है कि मैं कहाँ पैर रख रहा हूँ उसमें भी मुझे अपने माँ बाप नजर आते बराबर तो कि ये तो एक समझ है जी ये समझ है लेकिन इतना भी आपका जो भीतर का डेवलपमेंट हुआ है सोच कर समझ कर भी इतना जो डेवलपमेंट हुआ है तो ये आपके लिए अच्छा है लेकिन जो वास्तविकता है वास्तविक जो विज्ञान है वो विज्ञान आप जब जानोगे तो आपका अनुभव शुरू हो जाएगा अभी ये जो कुछ भी है वो पढ़ा हुआ है सुना हुआ है और आपने जो विचार किया हुआ है इसका रिजल्ट है लेकिन यथार्थ जो अनुभव है तो ज्ञानी पुरुष के पास से जब आपको ये मिलता है तो आपका आनंद कुछ और ही होगा इसलिए मैं विनती करता हूँ कि चाहे आप वाहन का उपयोग कम से कम करें लेकिन जब भी ऐसा मौका मिले तो किसी भी तरह आ जाने का बराबर हाँ क्योंकि ज्ञानी पुरुष से ये प्राप्त होना हमारा बहुत ही बड़ा सौभाग्य है ऐसा एक दो हुआ और वो प्रयोग हो जावे ऐसा भी नहीं है अगर आप विनती करोगे तो शायद हो भी सकता है हाँ, विनती करने का दादाजी को दादाजी मुझे ये आप जो ज्ञान देते हो वो ज्ञान मुझे लेने की बहुत ही तीव्र भावना है और मेरा ऐसा नियम है थोड़ा कुछ तो क्या आप मुझे यहाँ दे सकते हो आप विनती करोगे तो हो जाएगा मुझे भी ऐसा है मुझे श्रद्धा है दादाजी मना नहीं करेंगे अगर आप विनती करोगे तो बराबर महात्माओं ने कई प्रश्न हो तो पूछो गुजराती समझ में तो आती है ને हमने वहीं पढ़ा हूँ गुजरात में હં, હં. એટલે મહાત્માઓ પણ બધા વાત કરજો એટલે મહાત્માઓ માટે પણ આ જો સંજોગ છે આ જ્ઞાની પુરુષનો સંજોગ અને વારંવાર આ સત્સંગનો સંજોગ તો એ શું શાના માટે છે તો કે હજુ પણ કરતા ભાવના જે પડઘા રહ્યા છે એ પડઘાનું સમન ધીરે ધીરે ધીરે ધીરે ધીરે થતું જાય જેમ જેમ આ વિજ્ઞાન સમજાતું જાય એમ એમ એનો અનુભવ થતો જાય અને કરતા ભાવના પડઘા હું તો કરું છું એ તો છે જ એનાથી વધારે પેલાએ કર્યું અને લીધે આમ થયું અણે બગાડ્યું એ સામેની વ્યક્તિ પર જે કરતા ભાવનું આરોપણ થાય છે એ બધા જે પડઘા છે તો કે હું કરું છું એમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા પણ એના પડઘા હજુ સમ્યા નથી સમજાય હજુ પણ આપણી જેટલી પણ વાતચીત થશે જે કંઈ પણ આરોપ જશે તે આ રીતે જ જાય છે આપણી વાણી પણ એ રીતે જ નીકળે છે કોઈ પણ જગ્યાએ આપણી સાથે આપણને ના ફાવતું કંઈ પણ બને છે તો તે વખતે ફક્ત પોતાની જ ભૂલ દેખાય છે કે આ લોકો ના હોત આ લોકોએ આવું ના કર્યું હોત તો આ મને ના થાત એ રીતે આવે છે તો કે એ કરતા ભાવમાંથી નિશ્ચય કરીને સંપૂર્ણપણે મુક્ત થયા પણ વ્યવહારે કરીને અજ્ઞાનતાએ કરીને આ જે પરમાણુ ભર્યા છે ક્રોધમાન માયેલું બા શરીર જે બન્યું છે એના જે પરમાણુ ભર્યા છે એ કરતા ભાવે કરીને ચાર્જ થયેલા છે બધા જ પરમાણુ એટલે જ્યારે એ ખાલી થશે ત્યારે એ કરતા ભાવ સાથે જ ખાલી થશે તે વખતે હું શુદ્ધાત્મા છું આય છે આ પણ છે પોતાનાથી કંઈ પણ સારું થાય કોઈ પણ કાર્યમાં પોતે સારા નિમિત્ત બને તો કેટલો અંદર આનંદ આવે છે જોજો તો કે શાનો આનંદ છે આત્માનો આનંદ છે મેં કર્યો એ અંદર રહે છે ભલે એની માન્યતામાં નથી મેં કર્યું એ એની માન્યતામાં નથી પણ એના એકે એક વ્યવહારમાં અંદરથી એને એ રહ્યા કરે છે તો કે એ સંપૂર્ણ કર્તા ભાવથી મુક્ત થઈએ અને સામે પણ ભાવથી સંપૂર્ણ મુક્ત છે એ સંપૂર્ણ સમજ એ પરિપૂર્ણતા માટે આ સત્સંગ છે બરાબર એટલે વાત કરો હા વાત કરાય ને આપણે દાદાજી પાસે જઈએ તો કોઈ પણ ક્રિયા આપણે જે કરીએ એની પાછળ આપણો આશય શું છે એના પરથી આપણું નક્કી થાય આશય એટલે તમે દેલવાડાથી ચાલતા અહીંયા આવો ખુલ્લા પગે આવો એટલે તમને એમ થાય કે મારા પગ સોફ્ટ હોય ને નીચે કીડી ના દબાઈ જાય બરાબર છે ને યુ આર ગેટિંગ હિન્દી મેં બોલું હા તો તમે ચાલતા આવ્યા અને કોઈ ઈયળ દબાઈ ગઈ કે કંઈ દબાઈ ગયું તો તમે ત્યાંથી અહીંયા આવ્યા કે દાદાજીની સાથે મેળાપ થાય સત્સંગ થાય તો દરેક કાર્ય આપણે જે કરીએ મને જેટલી મારી લિમિટેડ સમજણમાં છે એટલું હું બોલું છું કે દરેક કાર્ય આપણે જે કરીએ છીએ એની પાછળ આપણો આશય શું છે એ અગત્યની વાત છે એટલે આપણો આશય ક્લિયર હોય આશય એટલે પર્પઝ બિહાઇન્ડ તો આપણો આશય ક્લિયર હોય મને એવું લાગે છે તો બહુ ક્લે ક્લેરિટી બહુ રહે આપણને આપણો દરેક વસ્તુમાં અને જૈનિઝમની એક વાત કહું તમને હું બહુ નાની હતી એટલે એને તો અમે સમજાવી દઈશું ના વાત કરવાની છે ના મને એમનો પોઈન્ટ ઉપર મને અંદર આ વાત આવી એટલે મને એક વાત હા આઈ ગેસ ચલો દેન યુ આર રાઈટ હા એ રીતે એમની વાત આશયની વાત મને એમ થયું કે એમ કે વેહિકલમાં ના બેસવું એમનો વિચાર એવો હતો so I was just thinking કે હવે આપણે હવે જે સમજવા છે આપણે લોકોએ સમજવાનું છે હા એના માટે છે એટલે આ વિજ્ઞાનની જે પરિપૂર્ણતા છે એ ફાઇલ નંબર એક એ ફાઇલ નંબર એક ઉપર આ પાંચ આજ્ઞા પોતાના ફાઇલ નંબર એકના રેફરન્સમાં આ પાંચ આજ્ઞા જેટલી ફિટ થયેલી હશે એટલું એ સામેમાં રહેશે એ પાંચ આજ્ઞાનું જે આખું અનુભવ કરવાનો છે તો કે આ મન વચન કાયાના રેફરન્સમાં કરવાનો છે અને જ્યારે આપણે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું બિહારી છું તો કે જ્યારે આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી કહીએ છીએ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું તો કે આને રિલેટિવ કેમ કહ્યું રિલેટિવ અને શુદ્ધાત્માને રિયલ કયો તો કે આને રિલેટિવ કહીએ છીએ એટલે રિલેટિવ એટલે કે જેમાં નિરંતર પરિવર્તન થયા જ કરે જેમાં ફેરફાર થયા જ કરે જે વધઘટ સ્વભાવનું છે જે વિનાશી છે એને એ રિલેટિવ કહ્યું તો આપણી વાણી નીકળે વિચાર આવે કંઈ પણ વ્યવહાર થાય તો એ ઓછું થઈ રહ્યું છે ને ખાલી થઈ રહ્યું છે અને જેની અંદર બધું થઈ રહ્યું છે એને રિલેટિવ કહીએ છીએ આપણે અને જે રિયલ છે શુદ્ધાત્મા તો કે એમાં કશું થતું નથી એ ફક્ત રિલેટિવમાં જે કંઈ પણ બની રહ્યું છે રિલેટિવમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને જોવું જાણવું તે આપણો પુરુષાર્થ છે એને અટકાવવું બંધ કરવું કે ફેરફાર કરવો એ પુરુષાર્થ નથી સમજાય કે જે નિરંતર દ્રવી રહ્યું છે ખાલી થઈ રહ્યું છે તમે ઊંઘતા હોય કોઈ પણ અવસ્થામાં હોય પણ આ બધું દ્રવી રહ્યું છે ખાલી મન વચન કાયા અંતસ્કણ બધું ચાલ્યા જ કરે છે જે સ્વભાવથી ચાલ્યા કરે છે એને અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે હું કરું છું ધીરુભાઈ હું કરું છું મેં કર્યું તો કે હવે આ જ્ઞાનવિધિ પછી બંને વસ્તુ આત્મા અને અનાત્મા પોતપોતાના સ્વભાવમાં આવ્યા એટલે જ્ઞાની પુરુષ ખાલી એ બંને તત્વોને જેમ છે તેમ સ્વભાવથી આપણને ઓળખાણ કરાવે છે એ પોતે પદમાં છે માટે આનું એક્ઝેક્ટ ભેદાંકન કરાવે છે એ જ્ઞાનવિધિનો એક કલાકનો જે પ્રયોગ છે એ શું છે તો કે આખું ભેદાંકન જ છે બાકી પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે આવું બોલાય વ્યવહારમાં કારણ કે એના ઉપર તો આ બધા ધર્મો છે બધા જ ધર્મોનો બેઝ આ છે પણ જ્યારે યથાર્થ જ્ઞાન હોય કેવળ જ્ઞાન હોય તો કે કેવળ જ્ઞાનની અપેક્ષા એ આ છે કે પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે હવે આ બેની ઉપર તો આ બધા તમામ ધર્મો ટકેલા છે આખો વ્યવહાર અને વ્યવહારના બધા ધર્મો આ આની ઉપર છે અને અહીંયા જ્યારે આ એક કલાકનો જ્ઞાન પ્રયોગ એ સીધું તમને કેવળ જ્ઞાન આપવામાં આવે છે કેવળ જ્ઞાન આપવામાં આવે છે પણ આ વસ્તુ રહેશે નહીં કેમ કે આપેલી વસ્તુ છે આ જે કંઈ પણ જ્ઞાની પુરુષના મુખેથી નીકળે છે એ પોતે બોલે છે અને એ એમનો પોતાનો અદ્ભુત પ્રયોગ છે એટલે એ પોતે જે રીતે વર્ત્યા છે જે રીતે વર્તી રહ્યા છે એ એમનો અનુભવ પ્રયોગ છે માટે તમને એ દ્રઢ થાય છે આ ખાલી શબ્દો નથી સમજાય આ શબ્દો નથી પણ એમનો અનુભવ છે એમનો અનુભવ છે એટલે એ છે પણ હવે એ તમને બેઝિક સ્વરૂપે આપ્યું બેઝિક તો કે આવું છે આ તમને આપી દીધું હવે એનો અનુભવ તમારે કરવાનો છે આજ્ઞા દ્રષ્ટિ સાથે એનો અનુભવ કરવાનો છે કે આપણે પણ હજુ આમાં જ વર્તી રહ્યા છે સુટેવો કુટેવોમાં પાપાચાર પુણ્યચારમાં આપણી બિલીફ હજુ એમાં જ વર્તે છે કે એનાથી મુક્ત થયા છે એટલે એ એ રિયલાઇઝ કરવાનું છે જ્ઞાનના એકે એક વાક્ય જે છે એ રિયલાઇઝ કરવાના બાકી છે હવે નથી થયા એવું પણ ના કહેવાય દરેકને એનો અનુભવ છે જ પણ વધતા ઓછા પ્રમાણમાં જેને જેટલો અનુભવ છે એના આધારે એને સ્થિરતા છે સંયમ છે આ જુઓ ને આ બાર અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે હવે આ બહાર બન્યા કરે છે હવે એની આગળ આ જ્ઞાન આપણે જ્ઞાનથી સમજવાનું છે કે આમાં કોનું શું ચાલે કોઈ એમાં ફેરફાર કરી શકે એમ છે કોઈ અટકાવી શકે એમ છે તો કે આ બાર એવું આની અંદર થાય છે આની અંદર બધું થાય છે જ ને તો કે એ આ આ જે જ્ઞાન વાક્ય છે એ જ્ઞાન વાક્ય આજુબાજુ જે બની રહ્યું છે અને પોતાના મન વચન કાયામાં જે બની રહ્યું છે એ જ્યારે બની રહ્યું છે ત્યારે એને આ રીતે સમજવાનું છે કે ઓહો આ કેવી બધી અવસ્થાઓ બદલાયા જ કરે છે નિરંતર જે પરિવર્તન થયા કરે છે એટલે પરિવર્તન એ રિલેટિવનો સ્વભાવ છે કોનો સ્વભાવ છે રિલેટિવ એટલે એને રિલેટિવ કહે છે રિલેટિવ અને આત્માને રિયલ કયો અને રિલેટિવ એટલે હંમેશા અપેક્ષાએ હોય અપેક્ષાએ અને આત્મા છે એ નિરપેક્ષ છે કેવો છે એ કોઈ અપેક્ષાએ નથી પણ રિલેટિવ હંમેશા અપેક્ષાએ હોય ભત્રીજાની અપેક્ષાએ હું કાકો છું પણ ભાણિયાની અપેક્ષાએ મામા હવે ભત્રીજો મામા કહે તો શું કરું પછી હું એક તરત હું કાકો થઉં છોકરા તો બોલે ને બધા એક મામા કહે તો બધા મામા મામા જ કર્યા કરે એવી રીતે સંઘમાંય મામા છે આખા સંઘના મામા થઈ જાય એક જણના મામા હોય એટલે મામા કે એટલે પછી બધા એને મામા મામા કે એટલે આખા સંઘના મામા થઈ જાય એટલે અપેક્ષાએ જેટલા પણ સંબંધો છે એ બધા અપેક્ષાએ છે મા બાપની અપેક્ષાએ હું દીકરો છું પણ દીકરાની અપેક્ષાએ એ મા બાપ છે એટલે વ્યવહાર જે છે એ હંમેશા સાપેક્ષ હોય અપેક્ષા એ કરીને હોય એટલે વ્યવહાર આગળ ક્યારેય પણ પૂર્ણ વિરામ ના હોય ત્યાં અલ્પ વિરામ જ હોય અને જ્યાં રિયલ છે ત્યાં પૂર્ણ વિરામ હોય પણ આપણે જેટલી પણ ભાષા બોલાય છે વ્યવહારને પણ આપણે નિશ્ચયપૂર્વક બોલીએ છીએ કે એ નહીં જ આવે શું કહીએ છીએ એ ના આવે હું જાણું ને ભાઈ એ ના આવે ક્યારેય ના આવે તો આ નિશ્ચયપૂર્વક બોલાયેલો વ્યવહાર છે તે એ ખોટો પડી શકે છે સમજાય એટલે વ્યવહારમાં ક્યારેય પણ પૂર્ણ વિરામ મૂકીને વાત કરાય નહીં ત્યાં હંમેશા અલ્પ વિરામ જ હોય તો મહાત્મા કેમ ઠંડા પડી ગયા કે વાત કરો ને ભાઈ એટલે હું ગરમ કરવા માગું છું પણ ના થાય કેમ ધીરુભાઈ કંઈ વાત કરો આખું વાક્ય ક્યારે પૂરું થાય કે અલ્પવિરામ અલ્પવિરામ અલ્પવિરામ કરતાં છેલ્લે પૂર્ણવિરામ આવે ત્યારે એ પહેલાં તો ના થાય તે છતાંય વ્યવહારમાં પૂર્ણવિરામ ક્યારેય ના મૂકી શકાય ના મૂકી શકાય કારણ કે આ વસ્તુ છે ને આ સ્યાદવાદનું મૂલવણી કરે છે આ આ જે તમે વાત કરીને એ સ્યાદવાદમાં શું છે કે સ્યાદ અસ્થિ અને સ્યાદ નાસ્તી એવી રીતનું છે એમાં તો સાત ભાંગા છે પાછા આ તો શાસ્ત્રની વાત ક્યાં અમારાથી નીકળવા માંડે બરાબર એટલે સ્યાદવાદમાં શું છે કે એ આમ આવે સ્યાદવાદ એટલે સમજવા જેવી વસ્તુ છે બહુ મોટી પણ અપેક્ષાની વાત તમે કરીને એ બી બહુ સુંદર છે અને આ નિરપેક્ષની વાત કરી એ બહુ સુંદર છે પણ આજ્ઞા ધર્મ જે છે ને એ આપણો જે વ્યવહાર બાકી રહેલો છે અને એ ઉદયમાન થાય છે ત્યારે એ અજ્ઞાન ઓરિએન્ટેડ જ ઉદયમાન થશે કારણ કે અજ્ઞાનથી ભરેલો છે બરાબર એક્ઝેક્ટ હવે અજ્ઞાન ઓરિએન્ટેડ વ્યવહાર ઉદયમાન થશે ત્યારે એ આજ્ઞાધર્મ કેવી રીતે એક્ટિવેટ કરાય એ જરા એના ઉપર આપો એટલે એટલે આખું બેઝિક વાત કરી ને કે ભાઈ આ જેટલા પણ પરમાણુ ચાર્જ થયા છે એ અજ્ઞાનતાએ કરીને ચાર્જ થયેલા છે એટલે જ્યારે એનો ઉદય આવે તો જે રીતે ચાર્જ થયા છે એ રીતે ડિસ્ચાર્જ થાય ત્યાં આગળ આપણો આજ્ઞા ધર્મ છે તો કે આજ્ઞા ધર્મ મેઇન રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ એ બે વ્યૂ પોઈન્ટનો પુરુષાર્થ છે બે વ્યૂ પોઈન્ટ પહેલાં જે છે એ પુરુષાર્થ છે કારણ કે ભલે બોલો છો રિલેટિવ રિલેટિવ પણ એ રિયલપણે મનાયેલું છે એટલે આ રિલેટિવ અને રિયલ છે ને એ જે આત્મસાત થાય એ તો છેલ્લી દશાની વાત છે એમનું તો કાંઈ થતું નથી પણ પછી એનેથી નીચે ઉતરીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે ને સંભાવે નિકાલ ત્યાંથી પછી આપણે લઈએ ને તો કેવી રીતે કાર્યકારી થાય એટલે એ એ સમજતા સમજતા જ આગળ વધવું પડે એટલે એને એ અહીંયાથી સમજણ જો આપણી છૂટી ગઈ ને તો પછી ઓલું રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટનું એક્ટિવેશન્સ થશે નહીં વી કેનોટ બી એક્ટિવેટેડ એટલે આખી વાત કરી ને કે જે રિલેટિવ ભાગ છે એ રિલેટિવ ભાગ આખો જે છે એ આત્માની હાજરીથી ચાર્જ થયેલો છે એટલે એ આત્માની હાજરીમાં જ આખો ખાલી થશે પણ એ જે દશામાં ચાર્જ થયેલો છે અજ્ઞાન દશામાં માટે એ જ્યારે ખાલી થશે ત્યારે એ અજ્ઞાન દશાને જ ખુલ્લી કરશે બરોબર છે પણ સાથે સાથે જ્ઞાન દ્રષ્ટિ તમને પ્રાપ્ત થયેલી છે બરોબર તો કે એ જ્ઞાન દ્રષ્ટિએ કરીને આ વ્યવહારમાં જે બને છે એને સમજવાનું છે માન લો કે વિચારો આવે છે તો કે વિચારો આવે છે કે કરીએ છે હવે એ કરીએ છીએ એ વસ્તુ તો આપણે હવે રહી નહીં કારણ કે એ સમજણમાં એવું હોવું ઘટે શું હવે સમજે કે વ્યવસ્થિતની શક્તિની જે છે આપણને સૂઝબૂઝ એ એ શું છે આત્મસાત નથી રહેતી એને આધારે બધું ગડબડ ગોટાળા બધું થઈ જાય છે તો એટલે મેઇન આ ભેદાંકન અને એ ભેદાંકન પછી હું તો શુદ્ધાત્મા તો કે હવે આ મન વચન કાયા છે બિહારી તો કે એને કોણ ચલાવે છે એણે આ નથી કરવું છતાં કેમ થયા કરે છે અને જે કરવા માગે છે કેમ નથી થતું તો કે કોણ ચલાવે છે એને તો કે આ વ્યવસ્થિત શક્તિ અને ચલાવી રહ્યું છે બરોબર છે જો પોતે પોતાની મરજીથી ચાલતો હોત તો એને નુકસાન થાય એવું કશું કરે જ નહીં બરોબર છે અને પોતાનું ધાર્યું બધું જ થાય બધું જ કરે પણ દરેક વ્યક્તિને એ અનુભવમાં આવી ગયું છે અનુભવ થઈ ગયો છે કે જે વસ્તુ આપણે કરવા માગીએ છીએ એ થતી નથી અને જે નથી કરવા માગતા એ બધું થયા કરે છે બરોબર તો કે આ વ્યવસ્થિત શક્તિ ચલાવી રહી છે કોણ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ તો કોને ચલાવે છે વ્યવસ્થિત શક્તિ શુદ્ધાત્માને રિયલને ધીરુભાઈને ચલાવે ધીરુભાઈને એટલે કે રિલેટિવને હમ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય હા દાદા सी शक्ति किसको चलाती है रिलेटिव को रिलेटिव मन वचन तो काया को बारिश रिलेटिव कहाँ है <laughs> और बर्फ के इतने इतने बड़े गरे वो कहाँ है रिलेटिव हाँ। इतने बड़े मैं बस खुश होगी तो क्या सारे जगत को चलाती है आ? हाँ? सारे जगत को चलाती अच्छा, है अच्छा, अच्छा। सारा विश्व को चलाती है और उन्हें चलाना नहीं पड़ता हाँ क्योंकि चलाने की शक्ति उनकी नहीं है वो निश्चेतन चेतन शक्ति है हम्म। सूक्ष्म क्या बताया सूक्ष्म शक्ति है और वो शक्ति से हम सारा विश्व संचालित होता है और जानते नहीं और उसी से मन प्रकृति प्रेरित होती है और प्रकृति शरीर को प्रेरित प्रेरणा करती है प्रेरणा वहाँ से आती है और प्रकृति की वहाँ शरीर से मिलती है और शरीर नाचता कूदता है बोलता है मैं ही नाचा वो खल आती है सब कुछ सारा मशीन जैसे मशीन काम करता है जिंदा मशीन और कुछ नहीं हम्म? और बोलते हैं मैं खाता हूँ अरे मैं सो गया भाई अरे क्या कर सो गया <laughs> ये बात है ये समस्या है विश्व की हुँ? और दादा भगवान ने ये समस्या सुलझाई अच्छी तो भगवान क्या है किसका है ऐसा कुछ पता चलाओ ना थोड़ा गुजराती गुजराती चलेगा ना हाँ ભગવાન શું હશે નિકાલો ને બહુ ધમા મજા આવે ચલાવો એટલે મજા પડી ગઈ નહીં વરસાદ પડે એટલે એટલે એટલે ગરમ ગરમ ચા પીધી કે નહીં બધાએ धर्म का शासन चलता है धर्म की ध्वजा आगे आगे चलती है जिसो जिसे धर्म पाया है स्वधर्म हम्म? तो ध्वजा उसकी रक्षा चलती है रक्षण कर दी समझे हाँ। स्वधर्म जो पर का सही ढंग से सम्मान से उनके साथ रहे हम्म। चाल दो હે કોણ નવીનભાઈ અચ્છા નવીનભાઈ આપણે લઈએ છીએ હા કઈ ગયા નીચે છો લઈએ આપણે હવે આપણે તો આપણને અહીંયા આગળ જેમને નોંધાયું છે ભોજન ચોવીહારમાં જાણવા મળ્યું કે સાડા છ મોડા મોડું પોણા સાત સુધી મળી શકે તે આપણે પાંચ પિસ્તાલીસે સચ્ચિદાનંદ મંત્ર બોલીને જેને નોંધાયું ત્યાં ત્યાં જાય અને જેમને બહાર જવું હોય તો મજા કરે થોડા ઘણા એમને તો ચાલ્યા જ કરે છે એમને हाँ, ऐसा है तो समय है अपने पास हम्म? डेढ़ घंटा है ठीक है हाँ दादा भाई अब अब- अब मंजूर मंजूरी मिली ज़्यादा की समय की संघपति पर संघपति तो हाँ परमिशन है अच्छा परमिशन तो पहली चाहिए बिना परमिशन कुछ काम ना करो बड़ा अच्छा उनको दो दीप दे, उठ जाओ भगवान सुह से क्या हसे केव કાયમી ઉકેલ છું સનાતન પ્રશ્ન કાયમી ઉકેલ છું ક્યાં હશે કેવો હશે સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું સ્વરોચાર મંત્રત્રય જ્ઞાતારંભ સર્વજ્ઞ સ્વરોચાર મંત્રત્રય બ્રહ્મ પ્રણવ મંત્ર આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર પ્રથમ ધ્વનિ હું જ છું પ્રથમ ધ્વનિ હું જ છું सकल जगत हित कर सकल जगत हित कर सूक्ष्मतम सरस्वती सूक्ष्मतम सरस्वती मात्र रोगे સંજીવક માત્ર રોગે સંજીવ કૃપા દ્રષ્ટિ સંજ્ઞા છું કૃપા દ્રષ્ટિ સંજ્ઞા છું ભગવાન સુહસે ક્યાં કેવો હશે સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું જા ચક્ષુનિવાણી જશુદ્ધ દ્રષ્ટિ શબ્દાતીત અભેદ દ્રષ્ટિ શબ્દાતીત અભેદ જ્ઞાન જ્ઞાન પૂર્ણેન્દુ જ્ઞાન જ્ઞાન બંધુ સિંધુ છું પ્રેમ બિંદુ સિંધુ છું જગત દિષ્ઠાનના જગત દિષ્ઠાનના આવરણો છે અધિષ્ઠ ગીર્વાણી અધિષ્ઠ આરાધ્ય ઉપાસ્ય છું આરા ક્યાં હશે કેવો હશે પૂર્વ જન્મે સ્વયં સિદ્ધ પૂર્વ જન્મે સ્વયં સિદ્ધ વર્તવી સ્વકલ્યાણ વર્તવી સ્વકલ્યાણ એકાંત ભીડ માએ અનેકાંત ભીડ માએ સંપૂર્ણ સ્વાર્થી છું સંપૂર્ણ સ્વાર્થી છું પ્રતિક અવસ્થામાં પ્રત્યેક અવસ્થામાં શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ બુદ્ધ બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો ઉત્તરની સીમ છું ઉત્તરની સીમ છું લઈએ ધીમે ધીમે લઈએ હા જો કાળને પકડીએ નહીં ને આપણે તો સમય આપણો છે શું કહ્યું અને સમય એ શું છે કે બે આંખોથી ચક્ષુની વાણી જે શુદ્ધ સમજાવ્યું ને દ્રષ્ટિ શબ્દાતીત અભેદ આ બે આંખો વસ્તુ એકને જ જુએ છે બે આંખો એક જ વસ્તુને બે સ્વરૂપે જુએ છે હા એટલા માટે અમે આપને બધાને કહ્યું કે આ વ્યવહાર દ્રષ્ટિ પણ પોતાની એક જ છે આટલી ભિન્ન મનુષ્યો છે બધા કેટલા બધા અને એક એક મનુષ્યની કેટલી બધી ભિન્નતા છે વ્યૂ પોઈન્ટમાં વ્યવહારના ભાઈ તને લાગે પણ મને આમ આમ જાય છે મને આમ છે આજ્ઞા તો એક જ મળી કે વ્યવહાર દ્રષ્ટિથી હું ધીરું છું તો પછી અનેક આપી હતી આજ્ઞા વધારે આપી હતી ને પછી મનથી પણ હું આ બધું બોલવું તો દાદાએ દિલીપ સમજાય વસંતભાઈ હે એક બધાને એક કેમ આપી બધાની આંખો જુદીને બધું આ કેમ નું થયું આ સરીબેન તમને સમજણ પડે હે તમારા આખા સ્કૂલમાં બે હજાર છસો છોકરાઓ છે તો તમને બધા એક જ લાગે છે ને તારાબેન કઈ ગઈ અરે એ તો કહે છે મેં શાસ્ત્રનો એટલો બધો અભ્યાસ કર્યો છે મને તો બહુ મજા પડે છે કે છે બોલ ને મોટેથી બોલ બોલ મોટેથી <laughs> શાસ્ત્રનો એક અક્ષરે જાણ્યો નથી મેં કે બધું ભણી ગયું એને એટલે કાળ હંમેશા મનુષ્યો પોતાના હાથમાં પણ કોઈનું થયું નથી ધાર્યું પરંતુ બીજાના ધાર્યા પ્રમાણે જો મનુષ્ય જીવી જણવાની કરા શીખી લે તો પછી એ કાળથી મુક્ત થવાના એના ચાલુ થઈ જાય સમય એનો છે એટલે પૂતગલ સાર ત્યારે જ એનું સાર સ્વરૂપ પૂતગલ થાય છે આખું બધો કચરો ચોખ્ખો થઈને કચરો બધો ચોખ્ખો એનો સાર સ્વરૂપ એ પૂતગલ સાપ તીર્થંકર ભગવંતોનું આખું ચરમ શરીર છે ભગવંતો કેવલી ભગવંતોનું મનુષ્ય શરીર વ્યવહારની શુદ્ધિ તરીકે આટલું કરીને આટલી પીને શિખર પર જઈ શકે છે શિખર એટલે આપણે કલ્પના કરીએ છીએ પર્વતોને એવું નથી શિખર એટલે આ રહ્યું શિવજીએ શિવજીએ ગંગાને કંઈ ફસાઈ જ નથી જરાય પણ ગંગાને બચાવવા માટે તો અહીંયા પણ લોકોને સમજાવવા માટે કહેવું પડે ચાલો હમ સગર રાજાએ કહ્યું મારા પુત્રો બધા બળી ગયા આ તો બધા ઉદાહરણો છે દ્રષ્ટાંતો છે આપણા જીવનના વ્યવહારને સમજાવવા માટેના પુરાણો ઉપનિષદો બધા સમય અને આત્મા શું છે સમય છે પૂદગલ સાર સ્વરૂપે અને સાથીનો આત્મા એ સમય છે અને એને જ સમય સાર કહે છે શું કહે છે સાથે સમય સાર કે છે કે આત્મા સમયવર્તી છે શું કહ્યું અને આપણે આજનું જ્ઞાન પાંચ બારમાં આપણા માટે આજ્ઞા ધર્મ એ અવસ્થાવર્તી છે અને એ અવસ્થામાં એક એક અવસ્થામાં તો કેટલા સમય અડનતા છે બધા એ ત્યાં સુધી જવાનું એટલે ગણિતથી બહાર નીકળી જઈએ કોઈ પરીક્ષા ના આવી શકે એવું બધું હમ સમય વર્તી વિતરાગો મહારી ભગવાનનું વિજ્ઞાન વિજ્ઞાન દીપકજી સમજે ને બહુ સમજને લાયક હે તો એ પદનું પછી લઈએ આપણે આ બીજી આપણે સત્સંગમાં પૂછવા આવ્યું છે ને લઈએ બોલ બેન ના સમયાથી તો ના થવાય એકદમ તો ક્યાંથી થાવ <laughs> પણ શરૂઆત થાય સમય વર્તી તો છેક છેલ્લું શરીર મળશે ને તારે જ થશો આ આજ્ઞા ધર્મ તમને એવું કરાવી દેશે પણ એ તો શું કામ આવે વચમાં આપણને આપણે આવવા દે તો ને એ મારો તો તને નહીં નડે જા તો બધી જાતના તો હોય છે જાત જાતના હે નહીં તો તું તું તું કર્યા કરે તું તું તો અરે હા અને જો પાછો એટલે માનવ સમાજ આમાં ફસાયેલો છે જુઓ આપણે આપણું જ પોતાનું શરીર આપણે જીવવા માટે આપણને મળ્યું અને એમાં આપણે જ ફસાઈએ આપણું જ ઘર આપણા ઘરમાં રહેવાનું અને આપણા ઘરમાં ભૂલા પડીએ એવું બને બોલ નહીં લે મોકલો બંગલો બહુ મોટો છે આનો હે મારું ઘર ક્યાં ગયું મારું ઘર ક્યાં ગયું કે છે એ वसंत ये क्या है और दादा भगवान ने ये समस्या आज की भाषा में આ કળિયુગની ભાષામાં સામાન્ય માણસ સમજી શકે અનપઢ બચ્ચું સમજી શકે એ ભાષામાં એમને સમજાવ્યું આપતા પુત્ર સાહેબ એવું જ થયું ને તમે લોકો મજા એની જ કરો છો ને તમે બહુ ફાઈ ગયા છો કે તમે બધા સંબંધો છે પણ અમારા સંબંધો એટલું સારું છે બોલ બિહારીનાને દેવું કે અમને કઈ તમારી પાસે કઈ છે આપણે કહ્યું તું કે અમને નથી ફાવતું કે છે પણ તમે ફાઇલો જ નહીં તમને ફાઇલો ક્યાં છે એટલે આપણે સંઘ સંઘ પરિવાર આને કે છે સંઘ પરિવાર આચાર્ય સાહેબ હોય ઉપાધ્યાય સાહેબ હોય સાધુ જ સાધુ હોય બધા એને ફાઇલ તો ખરી જ આચાર્ય સાહેબને સંઘની ફાઇલ તો બહુ મોટા મોટી ફાઇલ છે આપણા ઘરની ફાઇલ કરતા વિચારજો એમાં કેટલા કેટલા માથાઓ નંબરવા પડે ટ્રસ્ટીઓ બધા હોય શું કહ્યું આચાર્ય સાહેબને તો બધું આમ પછી બધા બેલેન્સ રાખવું પડે બધાનું લઈને એમને હજમ કરવું પડે હા વ્યવહાર ભગવાને વ્યવહાર આને કયો છે આપ સમજ્યા ચાલો લઈએ આપણે આપણે બોલો જોરશે બોલો નહીં બેન ચાલેગા બિના માઇક ચાલો જોરશે એ અવાજ સુનાઈ દેતા હે પતી ગયો પછી શું જોયે છે અરે સંઘવાળા જોડે તો સંઘવાળા તો બધા કરતા ભાવવાળા હોય સામાન્ય રીતે વ્યવહારના હોય કરતા ભાવવાળા જ હોય તો એ હું કરું છું તું કરું છું તેઓ કરે છે એમ કે એટલે આ આ વ્યવહારવાળા વ્યવહાર સાચવવાવાળા કરતા ભાવવાળા સાથે આ અકર્તા પુરુષે કેવી રીતે રહેવું એનું જરા એ કરતા કરતા પુરુષો જેવી રીતે અકર્તા પુરુષને રાખે એવી રીતે <laughs> ક્યાં કરે दोनों है तो नहीं एक तो कहाँ है एक तो सिद्ध लोक में है नहीं नहीं तक शरीर क्या करे यहाँ छे तेनी बात तो यही बात करते हैं ना यही बात हम ऐसे ही रहते हम ऐसे ही रहते हैं गुरु जी को बताया थोड़ा वो चाबी उन्हें ज्यादा जानने की इच्छा हुई टाइम होगा मैं काल हाथ में नहीं पकड़ता समय तो आएगा भावना होनी तब समय आता है हुँ? हम्म? सो का द्रव्य क्षेत्र काल भाव में भाव मुख्य है द्रव्य मिले क्षेत्र मिला है काल है भावना नहीं है तो काल उसका संलग्न काल नहीं आता उसको टाइमिंग बोलते हैं हर एक कोई विचार आवे बुद्धि चले कुछ भी चले अंदर से આપણા શરીરની કોઈ ક્રિયા થાય એ ટાઈમિંગ છે હા. તું બી આવી है બોસરાજીને રજા दी लुकर uh, नहीं दादा जी रजा तो इनको मिली है वे तो वहीं पर है हाँ वो तो दोनों में से सुझाव है समझाओ दादाजी तो इसमें अकर्ता भी हाँ लुक्कर uh, हेमा दादाजी इसमें तो अकर्ता पुरुष की कसौटी नहीं होती है हमें तो ऐसा लगता है पुरुष की कसौटी हमेशा कसौटी में ही रहता है वो लेकिन समाधान वाली समाधान वाली तो लेकिन तो हरकत अब उसके साथ दादाजी उसमें हमें समाधान नहीं दिखता हाँ? उसमें आपको मैं सही बताता हूँ तो मुझे सौंप दो आप मैं करवा दूंगा आ, ये बहुत अच्छा हो गया जय दादा हाँ? क्यों क्योंकि मैं कुछ करता ही नहीं मैं ચાલો ચાલો આપણે અમારા દીપાબેન છે ને અમારી વાલી આવીએ દઈ ડાહી છોકરી છે એના પપ્પાજી આવ્યા છે અને એમની જોડે એમના સત્સંગી ભાઈ છે ને આપણા હે નવીનભાઈ હા તમે બંને તો આપણે તમારું આ મને આવ્યું ને એ લઈએ આપણે આગળ આવવું છે કે ચાલશે આવું જ જગ્યા આ રહી થોડું આગળ આ ખૂણો જરા બહાર કાઢો नहीं आप नहीं कर, कर हो जाएगा थोड़ा सा ए, इसको हाले नहीं उसको मत हलाना बस बस हाँ एक रखो अंदर हाँ, जी मेरे नाव ये हमारे संत पुरुष सरखे हैं संत पुरुष हम उनको जानते हैं जैसे पहले से मिले तब से व्यवहार में ऐसे हैं जिनका व्यवहार दिल वाला है वो सभी संत पुरुष होते हैं क्या बताया दीपक जी दिल वाला होता है वो सभी संत पुरुष है पीछे वो संसारी घर वाला हो या त्यागी हो समझे दिल वाला सारा व्यवहार ही उसका दिल वाला है हम्म, ऐसे है तो पाई लग पाई लागू करी तो पाई लगड़ू <laughs> લાકડું ડાઈ છોકરી છે હા. तो ये श्रीमद जी के बड़े अच्छे भक्त है શ્રીમદ જી કે વચનો કા પૂરા એને બહુ એટલો અભ્યાસ સારો છે બધો તેમાં બહુ રહ્યા છે એમાં પ્રશ્નો કર્યા છે એમને શ્રીમદજી અને દાદા ભગવાન શ્રીમદજી દેહથી હતા તે નહીં પણ એમના અનુભવ જ્ઞાનથી હતા તે અને દાદા ભગવાન બધા સાથે જ બધા એક જ છે એટલે દાદા ભગવાન હતા શ્રીમદજી સજીવનપણે એમના મારફતે બહુ એમને બધાને લાભ મળ્યો જેમને ઈચ્છા હતી એ બધા જને દાદા ભગવાન મારફતે જેને જેના માટે જે એમની પૂજ્યતા હોય કોઈ પણ હોય કોઈ પણ હોય સંત હાજર છે કે નથી હાજર બધાનો લાભ એમને મળ્યો છે જેને જેને પૂછ્યું એને બધાને લાભ મળ્યો છે કે નહીં સાહેબ વસંતભાઈ શ્રદ્ધાને લાભ એટલે એમને પૂછ્યું છે શ્રીમદજીના ત્રણ મુખ્ય શ્રીમદજીના ત્રણ મંત્રો છે અને એ બધા એમના અનુનાયીઓને ખાસ કરીને આપતા હતા અને એમના જે ત્રણ પ્રમુખ અનુનાયીઓ હતા સૌભાગ્યભાઈ પહેલા પછી આવ્યા અંબાલાલભાઈ અને પછી આવ્યા લઘુરાજ સ્વામીજી અને લઘુરાજ સ્વામીજીના અનુયાયી બધામાં જ આવ્યા તે બ્રહ્મચારીજી આટલો એ પરિવાર છતાં એ પરિવારમાં પાછળથી ખેંચે ખેંચી થાય જ હંમેશા એ આ પાંચમારાનો વ્યવહાર કયો રમેશભાઈ હમ તમે નસીબદાર છો બહુ ખેંચા ખેંચી નથી આવ્યા નહીં હે હા તો એમને ત્રણ મંત્રો માટે પૂછ્યું છે લઈએ આપણે પહેલો મંત્ર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે કે જેની પ્રકૃતિ જેના વચનો જેનું મન જેનો વ્યવહાર આખો સહ સ્વરૂપ છે એવા જે પુરુષ છે દેહધારી પુરુષ એ જીવંત સહજાત્મ સ્વરૂપની મૂર્તિ છે હવે સહજાત્મ સ્વરૂપની મૂર્તિ આપણી આગળ ના હોય તો એ સહજાત્મ સ્વરૂપ મંત્ર આપણી પર રટે ખરા પરંતુ એ આપણું રટણ એનું પરિણામ નહીં આવે પુણ્ય બને બધું બને પણ પરિણામ અબૂજ્ય તો નહીં આવે કારણ કે આપણે આ દેહ અસહજ છે બધું મનથી વાણીથી વ્યવહારથી એ સહજતાને પામવા માટે તકલીફ થાય કારણ કે એને જેમ છે તેમ સમજવો પડે આપ સમજી ગયા ને ચાલુ આગળ હમ કે વધારે જાણવું છે એમાં હા હા એ કહું તમને નવીનભાઈ આ કનુભાઈનું આ છે તમે જુઓ છો એ તો તમારા આંખોથી દેખાય છે અનુભવાય છે સંભળી શકો છો આ બધું છે ને તમને અનુભવ તો થાય છે જ ને પરંતુ અમે એને બહુ સારી રીતે જોઈ જાણીએ છીએ એક જીવતી મૂર્તિ તરીકે શું કહ્યું હા અને મૂર્તિ જીવતી સજીવન છે એટલા માટે આ બધી મનુષ્યની ક્રિયાઓ બધી અને એ જ ક્રિયાઓ છે ક્રિયાઓમાં ભેદ નથી ક્રિયાઓમાં ભેદ નથી પણ અમે અંદર છીએ એ એને કારણે બીજા બધા માટે આના માટે થઈને એટલો ભેદ પડી જાય થોડું એ ભેદ કેવી રીતે પડે છે કે બધાને પાછું છે બધાને સહજ તો બધાને થવું છે સીધા બધાને કોને સીધા થવું નાગમે કોજે અઢાર અંગ વાંકા હોય તો એને દિલમાં તો ઈચ્છા થાય કે હું સીધું થઈ જાઉં કેટલા અંગ એવું સાંભળ્યું છે <laughs> ખરું ને સમજાયું ને તો જીવતી મૂર્તિ એ સહજતા છે અને એવી જીવતી મૂર્તિ એમને આરાધ્યે એનું નિધિધ્યાસન કરીએ તો આપણામાં પણ આપણી પ્રકૃતિમાં સરળતા આવે નિષ્પક્ષપાતિતા આવે અને આપણે તટસ્થતા આવે આપણે આત્મધર્મ અને વ્યવહાર ધર્મ બેવને આપણું આરાધન તો કરવું જ છે પણ આપણને પહેલાં પહેલું હું નવીનભાઈ છું તો નવીનભાઈના બાબતમાં હું બધી રીતે તટસ્થ છું એવી આપણી અંતરની ભૂમિકા હોવી ઘટે હવે તાટસ્થ્ય હોય આપણું જીવનમાં તો તાટસ્થ્યમાં તમે તમારું હેતુને લક્ષ્ય હશે ને તે આત્મધર્મીય જ હશે અને આત્મા સ્વભાવથી સહજ છે એને સહજ કરવાનો સવાલ જ નથી એ તો અતો છે ને કાયમનો છે સહજ પૂતગલે સહજ થવાનું છે આપ સમજ્યા એટલે સહજ આત્મા આ મંત્ર રટન કરીએ તો આપણે પરોક્ષ રીતે કરીએ તો પણ લાભ તો મળે ના મળે એવું નથી કોઈ પણ ક્રિયા કરો તે લાભ અવશ્ય મળે કોઈ પણ ક્રિયા હોય મનથી વિચાર પણ આવે એ અફળ થાય જ નહીં કોઈ દિવસે એટલે આ અધ્યાત્મ માર્ગ બહુ જાગૃતિનો માર્ગ છે બહુ જાગૃતિનો તલવાની ધાર રહીને આપણે જાણે એ હોય તો નાચવું હોય નાચી સારી સરસ નાચી શકે છે એવું બાજીગર હોય તો આપ સમજો એવો આ વ્યવહાર અને નિશ્ચયનો આખો ધર્મ છે આપ સમજ્યા સહજ આત્મસ્વરૂપ સ્વરૂપ પરમ ગુરુ એ શ્રીમદજીએ પોતાના માટે આ મંત્ર મૂક્યો હતો એટલે તમારા ચિત્રપટ તો જોશો બધું કરવા જશો તમે પણ એના કરતાં પણ આ મવતરને મને જીવતો જોઈ જોઈને આરાધશો ને તો તમને એનાથી યથાર્થ ફાયદો થાય જીવતા તે આજે કંઈથી લાવીએ આપણે કહો જોવા છે તમારે છે જોવા છે અમે બોલાવી લઈએ બોલો ને એકલા અસર કંઈ બતાવીશું જાઓ તમને પછી એમને પૂછ્યું એમને બતાવવા પડે <laughs> અમારા રમાબેન બધા શ્રીમદજીના નરેન્દ્રભાઈ કેવું આખું કુટુંબ એમના માતાજી આ શરીર બસ અહીંયા આગળ બધા પત્રો વંચાયા કે છે <laughs> હે ત્યાં સિવાય જવાય નહીં એમ નથી એટલે પહેલો મંત્ર આ છે બીજો મંત્ર છે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે આ મંત્ર શ્રીમદજીએ લઘુરાજ સ્વામીને આપ્યો કારણ કે લઘુરાજ સ્વામી એમને થયું કે આપ દૂર હો ક્યાં હો તો અમે તો સાધુ અમારે તો વિહારમાં હૈયા અહીંયા ત્યાં તો અમે અમારે ચિત્રપટ લઈને અમે તો ફરીએ આપનું તો આપના પ્રત્યક્ષ હોય એટલો અમને લાભ થાય ને કારણ કે આપ જ્યાં સજીવન પડે છે તો પ્રત્યક્ષ લાભ થાય સજીવન ના હોય તો પરોક્ષ થઈ જાય તો એ તો કરું શું કે તો શ્રીમતી તો અરે રે આટલું આટલું અમારી પાસે રહીને આટલું કેટલી ચેતનતા ને એ બધું કેટલું અમને એ થયું છે અને આ છે અરે અંદર અંદર થાય છે એમને ભલે લાવો ચિત્રપટ એટલે ચિત્રપટ આપ્યું અને પછી કહ્યું આ ચિત્રપટ તો એમના હસ્તાક્ષરથી લખી આપ્યું એ શ્રીમદજીના હસ્તાક્ષર છે અને એ આજે બધા પ્રચલિત થઈ ગયા આગાસમાં ને બધા જ્યાં જ્યાં શ્રીમદની આરાધના ઘાટકોપરમાં બહુ સુંદર મંદિર છે આપણું ઘટના આપણે તો મૂલુનમાં છે માન આપતો ઘાટકોપરમાં ઘણું મોટું છે બધે ઘણી જગ્યાએ થઈ ગયો હતો હંમેશા પાછળથી આમ જ થાય પણ પાછળથી આપણને પડછાયાને પકડવા જઈએ પણ પડછાયો જેમનો છે કેમ આપણને સમજાયું ને એટલે ભાવના ભાવ ત્યાં જીવ લહે કેવળ જ્ઞાન રહે આપણને આગળ ચોવીસ કલાકની નિરંતરની કીર્તન ભક્તિ થાય છે ને એવું ત્યાં આગળ અગાસમાં થાય છે શું કરે બહુ તારે પુણ્ય ઉપાર્જન થઈ શકે છે દુકાળનું દુઃખ એને ના વેઠવું પડે એટલું થાય પણ અતિવૃષ્ટિથી એનું પણ દુઃખ છે એક જાતનું પણ એ પણ ક્યારે આ એને રટન ચાલ્યા જ કરવું હોય તો જ આમ આત્મા બોલે હું શુદ્ધાત્મા એને ભાન નથી થયું પ્રાપ્તિ નથી થઈ છતાં બોલે તો પણ એ ઉપાર્જન થાય છે પુણ્યનું પણ કેવું અતિવૃષ્ટિ એટલે ધ્યાન બાન બધું ખલાસ થઈ જાય પણ ઘાસચારો રહ્યા કરે પાણી રહે અને પેલામાં તો બધું જતું રહે સમજે સુખ એવી રીતનું થાય છે ખોટું નથી કારણ કે ભાવ શબ્દ પરથી ને ભાવના શબ્દ પરથી આવ્યું છે આ છે આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે પરંતુ એમ કેવળ જ્ઞાન થતું નથી પરંતુ એના એવા પુણ્ય પુણ્યસ્વરૂપી એનાથી ગ્રહાય છે અને એને સરવારે એમાં લઈ જાય પણ એમાં જેટલું દિલ હોય તેટલા પ્રમાણમાં દિલ કારણ કે આપણે આપણે ભાવના ભાઈએ મંત્ર આરાધના કરીએ પણ આપણું ચિત્ત ક્યાં છે એનું ઠેકાણું નથી ચિત્ત બધું થાય ચિત્ત કયું ચિત્ત કે શરીરનું ચિત્ત શરીરનું ચિત્ત એને એટલું બધું ભટકેલું હતું અને જ્ઞાની પુરુષ એને ભટકમાંથી એને મર્યાદા બાંધી દે ખૂટે બાંધી દે ત્યારે શરીરનું ચિત્ત શરીર પૂરતું કામ કરે ખરું પણ આગળનું ભટકળ છે ને બધું અંદર ચાલ્યા કરે આપણે ધ્યાનમાં બેસીએ તો એ બધું ચાલ્યા કરે અત્યાર સુધી મને અમેરિકામાં જતો એવું થઈ જાય બધું બની શકે છે એટલે એનો ફાયદો જ અવશ્ય મળે પરોક્ષ ફાયદો મળે અને એને પ્રત્યક્ષતા તો કોઈ વિરલ પુરુષ હોય તો કરી શકે બાકી બહુ મુશ્કેલ છે બીજો મંત્ર થયો બરાબર છે મંત્ર તો બધા અદ્ભુત છે આ તો એમાં સવાલ જ નથી અને ત્રીજો મંત્ર આ બધું જ દાદા ભગવાનને એ જ લાગુ પડે છે અને શ્રીમદજી આ જ કહ્યું હતું અમે અમૃતની સચોડી નારિયેળી છે એવું કહ્યું એમને શું કહ્યું આપણું શ્રીફળ અમૃત છે એનું મીઠું પાણી છે આ છે એમ કહે છે ને એમ આખી અમૃતની સચોડી નાળિયેરી છીએ એવું કહ્યું જીવતે જીવતા એટલે અમને જેવું જોશો એવું તો અમે લાભી લાભી લાભશો શું છે તારે હા એની કંઈ જરૂર નથી પહેલાં બેસો ને તમે શાંતિથી એટલે આ જ્ઞાની પુરુષોનું અહીંયા આગળ હજારો જ્ઞાની પુરુષ બેઠા છે હોય તો બધાનો એક જ મત હોય શું કોઈ નવીનભાઈ તે તમે જાણો છો અને એક અજ્ઞાની બેઠો હોય ને એના હજારો મત હોય આ જ્ઞાની પુરુષની સમજ આપ સમજો આ બધા આપણે જ્ઞાનીનો જ બેઠા છીએ એનો સત્સંગ ચાલી રહ્યો છે એટલે બે મંત્ર થયા આપણા એક તો સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ એટલે કે આપણી જે પ્રકૃતિ સહજ થઈ છે એ સહજ પ્રકૃતિ અંદર આપણને બોધ સ્વરૂપે આપણને જ કામ કરે અને ત્યાં જ આપણું પરમ ગુરુ પદ ત્યાં છે અને આપણે એના શિષ્ય છીએ શું કહ્યું એટલે શિષ્ય ભાવ આપણને ખુલ્લો કરે એવો સુંદર મંત્ર છે શું કહ્યું અને ગુરુ થવાનું બધાને ગમે છે પણ આ સહજ સ્વરૂપ છે એ ગુરુ થઈ પડે થઈ પડે એવા નથી થઈ ના પડે એટલે સહજ શબ્દ મૂકાયો સમજે ગુરુ શબ્દ તો બહુ મહત્વનો બધી રીતે છે આ બે મંત્ર થયા પછી બીજો આત્મભાવના ભાવતા જીલ કેવો જ્ઞાન ત્રીજો મંત્ર પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એટલે આ ગાંઠોવાળું શરીર છે ગાંઠો ને ટ્યુમરો ને શું શું નથી અહીંથી અહીં કયા શરીરના કયા ભાગમાં હું બની થાય છે કેવું છે શરીર આપણું જ બનાવી રહ્યું પાછું અને શું કરીએ આવે એટલે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ એ શિખર કક્ષાના દેવ છે એનાથી ઉપર કોઈ દેવ નથી એ જ સજીવન આત્મ સ્વરૂપ છે સજીવન સ્વરૂપ દેહને સજીવતાએ કરીને એ શિખર છે અને મનુષ્યોમાં એ સર્વજ્ઞ પદ તીર્થંકરો માટે જ કહેવાયું છે અન્યથા જે કોઈ હોય છે એમાં વૃદ્ધિઓ બહુ હોય છે સારી સારી એવા ઊંચી જગ્યાએ યોગીઓને બધા પહોંચ્યા હોય તમને વૃદ્ધિઓને બધું જરૂર હોય છે પણ સર્વકતા વ્યવહારથી પણ બધા સમજાય છે શબ્દ બોલે વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ સમજાયું ને એટલે કે આપણા આડે આવતા આપણા શરીરમાં એને બધા એને વટાઈ નાખે અને દૂર કરે એટલે રૂ રૂ એટલે હલકું કરી નાખે ભારેને વૃદ્ધિ અને ભારે પણ હલકું કરે એવા હોય છે યોગ્ય બધા હોય બહુ હોય છે અને સિદ્ધિ શબ્દ બહુ જુદો છે જેને સિદ્ધ સ્વરૂપ અહીંયા જીવતા દેહે પ્રાપ્ત થયું છે અને સિદ્ધોનું સુખ ચાખ્યું છે સમજાયું ને ત્યાં સિદ્ધિઓ હોય એમને ખબર પણ અને હોય સમજે તો પણ એને વપરાય નહીં એ સિદ્ધિ કહેવાય વૃદ્ધિઓમાં વાપરી શકે બધું બધાને ઘણાને જ ભાવના હોય એ બધો લાભ આપી શકે બધું કરી શકે છે એમાં કારણ કે એમાં હજુ કરવા કરવાપણું રહેલું છે આખું પરંતુ જરા હાયર ફોર્મનું સામાન્ય મનુષ્ય જેવું નથી હોતું એ એટલે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એમની ગ્રંથિઓ બધી ઓગરી ના ગઈ હોય પરંતુ જ્ઞાની પુરુષ શ્રીમદજીને ઘણી ખરી ગ્રંથિઓ નીકળી ગઈ હતી પણ અમારે તમે શ્રીમદજીના પરમ ભક્ત છો એટલે ના કહેવાય બાકી ગ્રંથિ તો હોય જ આજે મોટા મોટા સારા સંતપુરુષો સત્પુરુષો સંતપુરુષો હોય છે તમે જોજો દરેકનું આજે તો છેલ્લું અવસ્થા કેવી હોય છે તે એ આ કાળનું સ્વરૂપ છે એટલે ઊંચા સ્ટેજે પહોંચ્યા છે સામાન્ય મનુષ્યના સ્તર કરતાં છતાં કાળનું સ્વરૂપ છે આ આપ સમજ્યા એ બને બનવું બને આ કાળમાં એટલે દાદાએ કહેલું બધાને કે ન કરો ને અમને સનેપાત થયો તો પણ અમારા પ્રત્યે અમે જ્ઞાની પદ તમારી નજરમાં બેઠું છે એને વિચલિત ના થવા દેશો અને સનેપાત થાય તો પ્રકૃતિનો થાય એમનો ના થાય અને પ્રકૃતિનો થાય લવારી નીકળે ના કરે બધું તો પણ અમને અને શ્રીમદજીએ બહુ સુંદર કહ્યું છે કદાચ એમને સાધુ આપણે એમના પક્ષે એમને જરાક અમાન્યતા હતી ને એમને શ્રીમદ મટે પણ છતાં હજુ અંદરથી જાણે પણ છતાંય હતું કારણ કે શ્રીમદે એમના બધા આ જૈન માટે બધા સંપ્રદાયને એમાં સાચી સમજ માટે જે એમના વિધાનો નીકળ્યા છે ને એ જરા આકરા લાગ્યા થોડાક આકરા અને જે સત્પુરુષ છે એને જ્યાં જે જે છે તેમ તેમ જ રહે એ જીવે સમજે અને વર્તે પણ એ પ્રમાણે એની વર્તના જીવનની બધી એવી જ હોય છે સમજાયું ને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે શું કહ્યું ત્યાં ત્યાં સમજે તે કયું છે લાઈન ખબર છે તમને બોલો ત્યાં ત્યાં ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનતે એટલે આચરે એટલે આપણે દેહથી આચરણ સમજીએ છીએ ના એ સમજથી આચરણ છે શું સમજને જ આચરણ કહેવાય છે શું કહ્યું અને એને ચારિત્ર કહેવાય છે આખું અને દેહનું ચારિત્ર વ્યવહાર નિશ્ચય છે તો વ્યવહાર હોવાનો જ છે અને વ્યવહારમાં પણ એ હોવું જ ઘટશે તમને તમારા લાભ માટે ને તમારા પોતા માટે નહીં કે આપણે બીજાને ઉપકાર કરવાના હતા એનાથી હમ જેટલી પૂતગલની અંદરથી દિલથી ચોખ્ખાઈ હોય એટલું કામ કરે સારું બરાબર છે એટલે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ દાદા ભગવાનની એ એમ પટેલ દેહ હતો અંબાલાલ મોજીભાઈ પટેલ એ દેહ અને એમની ગ્રંથિઓ એ બધી જ સરળ આખું શરીર એવું અને છતાંય શરીર તો શરીર છે આ કાળનું છે એટલે કહે છે ને વ્યવહાર આટલો એટલે એ તો બને થોડું બધું પણ એનાથી આપણે લક્ષણથી એમ મપાય નહીં એમનું લક્ષ્ય કે દાદા ભગવાનની દશા ના મપાય મપાય કોઈ દિવસે કોઈ દિવસ ના મપાય એટલે વીર શ્રીમદજીના વચનો છે તમને મારા પર આ શ્રીમદ રાજચંદ્ર પર જે કંઈ શંકા આવે તો કરજો પણ મારા વતી એક વાત માન્ય રાખજો કે વીર માટે શંકા ના રાખશો આટલા વચનો બહુ સુંદર છે એમના આજ વીર પ્રભુ અને જ્ઞાની પુરુષ આ કે તમે બધું થશે શરીર છે બધું થઈ છે તમને પણ આટલું તેમની દશા માટે શંકા ના રાખશો કારણ કે પૂતગલ છે પૂતગલને જોઈએ છે પૂતગલના અનુભવ થાય છે બધું થઈ શકે છે ભાઈ બધું જ થાય શું ના થાય અને આપણે શું માનીએ છીએ બીજા મને કરે છે એટલે શું તને સમજી ને દીપા ખુશ છે નહીં આજે પપ્પા આવ્યા છે એટલે <laughs> ચાલો આ ત્રણ મંત્રનો અર્થ થયો ને આપણે ચાલશે ને હમણાં પછી પ્રશ્ન બીજો આત્મા અને દેહનો સંયોગ છે આત્મા ચેતન છે દેહ જડ છે આત્માની પ્રેરણા પ્રેરણા જડ એવો શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકે આત્માની પ્રેરણા જડ એવો શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકે ત્યાં વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ સમજવું છે એમને તો સામાન્યપણે વ્યવહારમાં જ્ઞાનીને પણ આપણે આરાધ્ય સમજ્યા છે અને એમના વચનોનું પણ આરાધન કરીએ છીએ છતાં પણ આપણે હંમેશા એમ જ સમજીએ છીએ કે ગુરુ સદગુરુ હોય અને એમનાથી પ્રેરણા મળે તો આપણું જીવન સુધરે એવું સમજીએ છીએ આપણે એટલે અહીંયા આગળ એ પ્રમાણે આપણે આત્મા કારણ કે અધ્યાત્મ છે આપણો અધ્યાત્મ એમાં આત્મા જ હોય છે આત્માની વાતો હોય અને એમાં કહીએ આત્માની પ્રેરણા અહીંયા મોટા મોટું આપણી ભૂલ અહીંયા જ થાય છે મોટી બ્લન્ડર કહેવાય છે આ બ્લન્ડર ભૂલ તો હજુ સમજીએ કે આપણે આલોચના પ્રતિકોણ પ્રત્યાઘાતને સુધારી નાખી શકીએ પણ આ બ્લન્ડર બ્લન્ડર બહુ મુશ્કેલ છે એ જ્ઞાની પુરુષ જ ભાગી શકે બીજાનું કોઈનું ગજું નથી એમાં શું અને જ્ઞાની પુરુષ એવા નથી કે અમે સર્વસત્તાધારી છે એવું કહે જ નહીં કોઈ એ તમારા બચ્ચાના બચ્ચા છે એ તો એટલે વ્યવહારથી કહું છું અને વ્યવહારથી તો ઉંમર મોટી થાય તેમ બધા આમ તો બચ્ચા જ હોય ને પણ માણસ શું બહુ મોટા થઈ ગયા બધાને એટલે કહ્યું દાદાએ કહ્યું ગુરુ પદ તો બહુ સારામાં સારી વસ્તુ છે પણ એના માટે દાદાએ કહ્યું કે અમે કિલ્લી આપીએ છીએ એટલું સાથે રાખજો તો બધામાં તમે આદર પામશો અને તમારાથી બધાને ઘણો લાભ થશે કઈ કિલ્લી તો કે લઘુતાની લઘુતાની આ બધી વાતો સૂક્ષ્મ હોય છે બહુ સૂક્ષ્મ હોય છે પણ શાસ્ત્રનું આરાધન કર્યા કરે શાસ્ત્ર શબ્દે શબ્દ પ્રમાણ લઈએ છીએ ને ત્યારે આપણે આવી રીતે થઈ જઈએ છીએ સમજાયું ને એટલે વસ્તુ ખોટી નથી સારી છે ને સારા પુણ્ય બંધાય બધું જ પણ એમાં આપણે આપણે કહ્યું પ્રેરણાની વાત તે પ્રેરણા એ નથી અને જગત માટે આ જ કોયડો છે અને મને સાહેબે પદ ગાયું ને એ જ મોટું પદ છે આખું ભગવાન શું હશે ક્યાં હસી કેવું હસી હાથ મોટો કોયડો છે અને દુનિયાના દરેકની માન્યતા વાળા ભગવાન પોતપોતાની રીતે શોધ જ છે ને બધા એટલે પ્રેરણા પ્રેરિત શક્તિ વગર પ્રેરણા ના હોય સમજાવ્યું ને એ શક્તિ છે એને આ સમષ્ટિ શક્તિ કહે છે શું સમષ્ટિ અને વ્યષ્ટિ એટલે વ્યક્તિ વ્યક્તિને વ્યષ્ટિ સંસ્કૃતમાં કહીએ અને સમષ્ટિ એટલે બધા વ્યક્તિનો સવારસ્વરૂપ આખું તંત્ર કુદરત એ ગોઠવેલું જેને મારફતે એને કામ અહીંયા અહીંયા આવીને આપણે બધા ના કરે કામ એના માટે વચમાં એની ને આપણી એની વચ્ચે કુદરત છે અને કુદરત મારફતે એ શક્તિનું સંચાલન આપણને મળ્યા કરે છે એટલે એનાથી પ્રેરણા મન પામે છે કારણ કે આપણે જોડેલા છીએ કેબલ મોટું મુખ્ય મોટો કેબલ એ પછી એના કેટલા બધા ફાંટાઓ અને બીજો મોટો આ વાણીનો અંદરમાં બહુ વધારે ફેમ ફેલાયેલું અને બહાર તો બહુ નાનું જ છે તો બહારથી કેટલા આપણે હેરાન થઈ જઈએ છીએ બહારનું તો અંદરનું ઠેકાણું ક્યારેય પડશે અંતર વાચા એ ભગવાન બોલે એની સામે તો જ થાય ને આ ભગવાન બોલતા હશે બસ પ્રશ્ન થઈ જાય આપણને તો ભગવાનને પાડી પણ ભગવાન ડાયરેક્ટ એમની સીધી વાતો ના હોય પણ એને એની એજન્સી મૂકી હોય ને તે એજન્સી બોલે શું કહ્યું એજન્સી બોલે તે એજન્સી આપણે છીએ અમે છીએ તે આપણે રિયલ એજન્સી રિયલ છે આત્મા રિયલ છે અને એનું શુદ્ધ સ્વરૂપ છે એટલે એજન્સી આપણે છીએ અને આપણે તમે નવીનભાઈ એ એની ભાષા બોલે છે એટલે આપણે આપણી ભાષામાં એની જોડે બોલવાનું અંદરમાં જ્યારે નવરાશ મળે ને તો ચલાવવા ચાલવા દેવાનું મજા આવે એમાં તો બહારમાં બોલવા કોઈ હાજર હોય તો બોલીએ નહીં તો શું બોલવાના નહીં તો લોકો કંઈ બળબડ કરે છે આ શું છે આ ખરું કે નહીં ઘણા કહે છે ને એબસન્ટ માઇન્ડો હોય છે બધા બહુ વિચારો ચડી જાય તારે એટલે પ્રેરણા આપણી જ પોતાની પૂરેલી શક્તિથી એ શક્તિ અહીંયા આવે છે અને જે દરેકની શક્તિઓ હોય એ પ્રમાણે શક્તિથી પ્રેરિત થાય છે મન અને મનથી પ્રેરિત થાય છે પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રેરિત થાય છે આખું દેહ આખું આ યંત્ર આવી રીતે કામ કરે છે યંત્ર આપણો ગ્રહણ કરેલા પૂતગલો અરે દલ દલપત સિંહ બસ અચ્છા આ ગયા અચ્છા અરે આ અરે પોપટભાઈ આ પધારો પધારો હમ, बैठो बस यहाँ बैठो कोई बात कुर्सी चाहिए आपको नहीं बैठो सबसे अच्छी सीट ये है गिरना ही नहीं है बस <laughs> मुझे बहुत पसंद है ये सीट लेकिन ये शरीर का हमने कुछ बिगाड़ा था तो अभी हम भी बैठने नहीं देता <laughs> क्या એ તો હોતા તો આપણા જ ગ્રહેલા ગ્રહેલા આપણાથી જ ગ્રહેલા પૂતગલો પૂતગલ એવું નથી કે હું ગ્રહી જઉં પૂતગલ તો સ્વભાવથી ગ્રહ એવું નથી પરંતુ એક પૂતગલ છે ને અને એ કેવું છે કાર્મણ વર્ગણાઓવાળું કેટલા પરમાણુઓમાં કેટલું તારે એક અણુ થાય અને એમાં કેટલા બધા અણુઓ તારે એક પૂતગલ થાય પૂતગલ તત્વ હા તત્વથી કહું છું અને એ તત્વ આજનું વિજ્ઞાન કોઈ એને પહોંચી નહીં શકે મનના પૂતગલ એને તો કોઈ ના પહોંચી શકે બહુ મુશ્કેલ છે એ જ્ઞાની પુરુષોનું કામ છે અને ચરમ શરીરમાં હોય ત્યારે તીર્થંકર ભગવંત કે કેવલી જેને ખુલ્લું થવાનું એ લોકોનું છે બાકી ના પહોંચી શકાય એને કારણ કે અણુ અણુથી ઉપર છે ઝીણું છે પૂતગલને પરમાણુ અણુની વચ્ચેની અવસ્થા છે એવા પૂતગલનું એ બનેલું શરીરમાં મન છે અને એનો સ્વભાવ નાચમ નાચી કર્યા કરવાનો વાંદરાને સિંહણ સિંહણ જો તમને નિશાણી આપતા આવડે ને તો પછી એનું વાંદરાનું નાચ જુઓ બહારના વાંદરાનું નાચ નહીં જુઓ તમે જોજો બહારનાનો નહીં જુઓ કારણ કે બહારના આપણે માન આપીએ છીએ ને કે આપણા પૂર્વજો છે બિચારા વંશજો <laughs> છે એટલે પ્રેરણા બહુ મોટું શબ્દ છે પ્રેરણા એના પર આખું જગત બહુ વિચારી રહ્યું છે કેવા કે ભેજા કામ કર્યા છે કેટલા એના શાસ્ત્રો લખાયા પુસ્તકો બધું બહુ લખાયું પ્રેરણા એ પ્રેરણા કોણ પ્રેરિત પ્રેર પ્રેરક કોણ છે શું કહ્યું પ્રેરક અને ક શબ્દ એ ક્રિયાને સૂચવનારો શબ્દ છે એ વ્યવહારમાં પણ હોય છે નહીં તો વ્યવહાર આવો ચાલતો વસ્તો તો હોય શકે નહીં અને નિશ્ચયમાં આત્મામાં પણ હોય છે પણ એના આત્માનો સ્વભાવ કરીને અને ત્યાં આગળ પૂતગલ પૂતગલના સ્વભાવે પણ એ જ પૂતગલ વિભાવતામાં આવ્યું હોય ત્યારે વિભાવતાથી એ છે કારક એટલે એને કારકો કહે છે દ્રવ્ય કારકો આમ સમજાય ને અને એમાં દ્રવ્યમાં ભાવકો પણ હોય છે અંદર એ ભાવકર્મ કહીએ છીએ ને એ ભાવકો કહે છે એને એ શરીર એ શરીરનું બનેલું શરીરનો જ પાર્ટ છે ઇનબિલ્ડ છે આખું અને ભાવકો જે છે ને જાત જાતના ભાવ કરાવે બે જાતના ભાવ શું ભાવ શું ચાલ્યા જ કરીએ હમ એટલે કવિરાજ કહે છે ભાવ બોલો ને હેઠો બહુડો ભાવ કરાવે આ ભાવકો છે બધા દીપક દીપક સમજ્યા ને કહ કહ શબ્દ બહુ મહત્વ કહે छह प्रकार का कारक होता है कारक कारकता से सारा चलता है वो स्वयं संचालित है उसमें किसी को कुछ नहीं करना पड़ता हुँ? हम्म? लेकिन जो शक्ति एक, एक कराने वाली है वहां तक वो कर, खुद करता नहीं है शक्ति करवाती है और कर्ता भावी यहाँ ही है समझे न हम्म। लेकिन अकर्दा भाव शुद्धात्मा का हमें प्रकट हुआ उसकी विकास हुई प्रकट हो गया और अनुभव में आ गया वो व्यवस्थित नहीं है वो स्वभाव ये नहीं है समझे न तो व्यवस्थित शक्ति उसका संचालन पुद्गल को लागू होता है आत्मा को नहीं अब समझे और प्रज्ञा शक्ति आत्मा की वफादार सिंसियर हंड्रेड परसेंट सिंसियर दूती है एक दूती है वो जानते नहीं अरे भाई कही हमें बताओ नहीं ले चलो हम आते हैं हम आपको ले जाएंगे ऐसी ये दूती है केवल ज्ञान करना करवाने वाली कितनी वफादार है हुँ? हम्म? बिल्कुल शुद्धात्मा को वफादार है वो प्रज्ञा इसीलिए बोलते हैं તો થયું સમજે એટલે આત્મા ચેતન છે દેહ જડ છે પરંતુ આત્મા ચેતન છે પણ દેહ નિશ્ચેતન ચેતન છે આ વાત બહુ મોટી દાદાએ સ્પષ્ટ આજે ખુલ્લી કરી રિવીલ કરી આજે જે છુપ્યું હતું આજે શાસ્ત્રમાં નથી આ વાત જડ નથી જડ કોને કહેવાય કે જેમાં માલિકીપણાનો અવશય ના હોય તો એક જગા બતાવો કે માલિક માલિકીપણું ક્યાં નથી પહાડ પોતાને એને માલિકી પણ નથી પણ માણસોને માલિક હોય તો પાડના પાડ લઈ લે છે કશું પૃથ્વી પરથી બાકી નથી રાખતો સમુદ્રો લઈ લે છે જળ લઈ લે છે એનાથી વધારે તો નીચે જાય છે પાછો પછી ઉપર ગયો હવામાં ગયો એને માલિકી કરી એવું કરે છે શું બધા કે માણસ છે આ તો એટલે આ કારનું ભેજું બોલો વિજ્ઞાને આવું બધું કર્યું છે એટલે જળ શું છે માલિકી બિલકુલ ના હોય ઘટે આજે હું કહું કે આ સોફો જળ છે પણ આ સોફા પર જે કંઈથી કોનો આવ્યો હશે એને તો છે ને કે મારો સોફો છે એટલે જળ ના કહેવાય જ્યાં જ્યાં મારા પણ છે જળ કહેવાય જ નહીં એવું કોઈ ચીજ જ નથી કે જે મારા પણ વગરની હોય અને હોય તો બહુ સારી વાત છે એટલે જળ શબ્દ અમુક અર્થમાં સમજવાનો છે એ આપણે શરીરને જળ કહીએ છીએ માટી કહીએ છીએ પણ એવું તો જીવતા નથી કોઈ માટી માટી ભરી જવા પણ એવી રીતે જીવતું કોઈ નથી લો મજાથી છે હે હકીકત સાચી છે પૂદગલ પૂદગલમાં ભરવું જ પડે એને સમજાયું ને પણ સરવારે એને ચોખ્ખું થઈ જવું છે એને શુદ્ધ થઈ જવું છે પૂદગલને એના માટે એટલે પ્રેરણા શબ્દ ઘણો મોટો છે નવીનભાઈ એટલે મને લાગે છે આગળ તમે આપણે કહ્યું ને કે આત્માની પ્રેરણા જડ એવો શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકે તો આત્માની પ્રેરણા નથી પરમાણુ પૂતગલ જ પૂતગલની ચેરણાથી પૂતગલથી પ્રેરિત થયેલું પૂતગલ પ્રેરણા પામે છે એ શક્તિ છે એને નિશ્ચેતન ચેતન શક્તિ આખું સમવાય તંત્ર કહ્યું સમવાય હ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ સમવાય ફેડરલ કોઝિસ કે છે એને અને કોઝિસ આપણને આ કાર્યોને ચલાવનારા છે કારણ વગર કાર્ય કેવી રીતે ચાલશે આ વસ્તુ છે આત્મા તો કેવળ જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી એના સુખ સુખમાંથી બહાર છે ચલિત જ નથી સમજો ચલો બહુ સારા તમે સારું કર્યું આ શ્રીમદજીનું અમને અમેરિકામાં નાઇન્ટી ફાઇવમાં ગયા હતા અને અમારે જવાય એવો સંજોગ નહોતો પણ વિનંતી કોઈ કહેવાય એટલે ગયા અમે ચાલો મેં અઠવાડિયું બે અઠવાડિયે જવાશે તેમાં બધું ગુરુ પૂર્ણિમા થઈ બધું પ્રસંગ પત્યો પછી અમારી જોડે અમિત સાહેબ હતા ને થોડા આપતા પુત્રો મહાત્મા બે થોડા પછી અમે રોકાયા જરા એક બે દિવસ તેમાં એક અમારા સત્સંગી મહાત્મા હતા મનુભાઈ પટેલ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને બધે થતાં થતાં મિડલ ઇસ્ટમાં થઈને પછી સીધા અમેરિકા ગયેલા અને કાર્પેટ બનાવવાનો મોટા મોટો ધંધો એમનો અમારા વસંતભાઈ સાહેબ એટલા મિત્ર ખાસ થાય તે એ મનુભાઈ તે એમને વિનંતી કરી મારે ઘરે પધારજો જરા એટલે કોઈ ઈરાનીયન હતો ને એ બધો મેન્શન મહેલ એમને ખરીદી લો બુટો મેં કહું ચાલો અમીન સાહેબ આ બાતપુત્ર થોડે મહાત્મા અમે ગયા એમને ત્યાં બે દિવસ મુકામ થયો હતો ત્યારે આ અને એમના શાળા આવ્યા હતા પરંતુ આ મનુભાઈને શ્રીમદનો બહુ તમને છે ને એવું જ એમનું હતું બહુ સુંદર અને પુસ્તક બસ હોય જ જોડે પણ મનુભાઈને બધા પ્રશ્નો થયા સત્સંગ થયા વાતો થઈ ગણી હમ મનુભાઈ પટેલ તો કે છે કે શ્રીમદના કૃપાળુદેવના વચનો એટલા બધા લાગે છે પરંતુ પછી એનું એ જ પાછું થઈ જાય છે બહુ સારું પણ આ આપ સમજવાનું મળે બહુ આનંદ થાય મેં કહું કેવી રીતે સમજવાનું મળે આજે શ્રીમદજી જાતે આવે અને કંઈક બે વાત કરે તો તમને સારું પડે ને સીધું સમજાઈ જાય ને એ તો કેવી બને કેવી રીતે મેં કહું લાવો પુસ્તક ચાલો તે થોડું <laughs> ચાલ્યું અને ખરો આનંદ થયો હતો એને શ્રીમદજી પ્રગટ થઈ ગયા ના સમજાયું હમ જેને મારા મારાપણું છે જ નહીં કશું અને આપને અમે કહ્યું તેમ હજારો લાખ ગાની હોય ને તો એક જ મત હોય એમનો એક જ મત એટલા માટે કહ્યું કે આજ્ઞા ધર્મ આપણને બધાને આપણા જીવતા શરીરમાં એકામત કરે છે શું કહ્યું અને વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું એટલે બે ચર્મચક્ષુ જુએ છે ખરા પણ ચર્મચક્ષુનું શુદ્ધિકરણ એવું એવું થતું જાય છે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી એની સિન્સિયરિટીને ઓનેસ્ટલી એને થવા એ જ પ્રમાણે રહેવા માટે એમાં એ આંખોમાં આ વિવિધ વ્યવહારોમાં એકત્વ આવે છે એટલે એક જ પૂતગલ દેખાય છે એને ભિન્ન પૂતગલો અવસ્થાઓવાળા એમાં પૂતગલ સ્વાભાવિક જ દેખાય છે આપ તો જાણો છો એ અને શ્રીમદજીએ ત્રિશલા તનયને કહ્યું છે કે અદ્ભુત રાત્રિની પ્રતિમા કરી અને કાયોત્સર્ગમાં ઊભા રહી અને એમને જ વર્ધમાનના પૂતગલને એક જ સ્વભાવ જોયા કર્યું આખું વર્ધમાનનું પૂતગલ અખંડ પ્રતિમા બહુ સરળ રાખ્યું છે ત્રિશના તનયને હમ આખું તો અમે વાંચ્યું નથી પણ બધું અમારી અંદર હોય લાવો એટલે પછી બધું થઈ જાય સમજ્યા પણ એમનું એક એક પાનું એક એક શબ્દ અને એમને જાતે નથી લખ્યો આ તો પત્રો લખાયા અને ભેગા કર્યા આમથી કરીને બધું થયું છે જાતે જ પોતા માટે લખ્યું અભ્યંતર અવલોકન અભિયંતર અવલોકન પોતા માટે લખ્યું અને હાથ નોંધ હતી બધી વસંતભાઈ દાદા ગયા પછી અમે સાંતાક્રુઝથી ફોર્ટમાં ઓફિસમાં જવાનું હોય તો ટ્રેન બસ હોય બેઠા હોય ટ્રેનમાં તો એવી કે ત્રણ ત્રણની જગ્યાએ ચોથું બેસવા દે એ લોકો તો ત્રણ બેઠા હોય કાંઈ જગ્યા ના બધું હોય નહીં ને તો કાં તો એ અને કરું ભાઈ થોડી જગ્યા કરે અડધું મૂકે ને તમારી પેલી બેગ ખોલી અને કાગળ કાઢીને ચાલ્યા કરે મશીન અમારું <laughs> ચટગટ આવે આ બધું ગાઢ ગયો કેટલી ચબરખીઓ નીકળી ગઈ પાર વગેરે શું કામ નહીં પણ એ પોતાના લાભ નહીં હતી બસમાં જઈએ અહીંથી એટી થ્રી નંબરમાં જતા હતા ખબર છે જુદી તેમાં આ જ ચાલ્યા મારે કાઢી બેસે ચાલ્યા જ કરે બધું એ ના હોય તો પછી અંદર આપણું જયંતિભાઈ સાહેબ બહુ એક્ઝિક્યુટિવ સાહેબ બોલાવે અને એમને બધા મળવા આવે અને કંઈ જવું હોય આપણે હા પેલા કામ ચાલે અને આ જમાનાનો કળિયુગનો વ્યવહાર એવો ચીકણો છે કે આપણા મનમાં કાં ગયા છે કે થોડું કામ કરીને બહાર આવશે તો કલાક લાગે લો બહાર બેસી રહીએ તો હું શું કરું પછી હે વ્યવહારમાં કહે છે જખ મારું કે છે <laughs> ના ના હા આ પૂતગલની પાછળ પડી જવાનું પૂતગલ જ પૂતગલની પાછળ પડે <laughs> સમજાયું કે નહીં આ પ્રશ્ન છે બધો તે અભ્યંતર અવલોકનમાં બહુ સુંદર લખે છે પુસ્તક હોય તો વાંચ્યું તો તમે ખુશ થઈ જશો એક બે ત્રણ ને ચાર આ સહજ પુરુષ સહજ નોંધ કરે છે પોતે પોતાની દશા લખે છે સહજ પુરુષની સમજાયું ને અને જ્યારે પહેલી આપતાવાળી નીકળી ત્યારે બધું થઈને મારા હાથમાં આવ્યું દાદાએ પહેલું કનુભાઈને આપવું જોયું બધું અને પછી દાદા જોઈ લેતા સ્ક્રિપ્ટ હોય બધી અને પ્રિન્ટમાં બધું જ દમી તૈયાર થઈ પછી આ થયું પછી કનુ શું આ દાદા દાદા પોતે પોતાનું પુસ્તક તો લખતા જ નથી તો અને એ કોઈને આપતા પણ નથી પણ છપાઈને બધાના હાથમાં તો આવે જ છે ને શું કરીએ કનુભાઈ એક સહેજે સહેજ સ્પૂર્યુને લખા લખાઈ ગયું આજે એક એક્ઝેક્ટ શબ્દ છે તે જ છે વચમાં આવું છું જગ્યાએ આપું છું થઈ ગયું એ તો વ્યવહારમાં થાય જ ને આવું શું કેમ કે ચોપડી કેમ કરીને આવવાની હતી હાલતમાં કેવી રીતે આવે એટલે સહજ પુરુષ આપે છે હા એ કુદરતી બની ગયેલું અને સમર્પણતા એટલે કહેવાનો મતલબ શું છે દશા શું કહ્યું દશા જ મુખ્ય છે બધા દશાઓ હોય છે જ નથી હોતી એવું નથી હોતું દરેકના પ્રમાણમાં થાય છે બધાને હમ અમારા જયંતિભાઈ સાહેબ અમને વડોદરાથી લઈને અમદાવાદ આવતા હતા એમની ગાડીમાં એમની રોલ્સ રોયસમાં તે રસ્તામાં એમને ભાવ થયો પૂછ્યું શું પૂછ્યું તું કહો સાહેબ નિમિત્ત ઉપાદાન પર બહુ ચાલ્યું એમને નિમિત્ત ઉપાદાન એમાં ઉપાદાન પર ખાસ કહ્યું એમને અને ઉપાય અને આ શું છે બધું તે કલાક ચાલ્યો અમારે અને મજા પડી હતી કંઈ થોડી ઘણી <laughs> હા એમાં તો બહુ મોટી ચર્ચા ચાલે છે આજે અધ્યાત્મ ચર્ચા ભારીમલ ડૉક્ટર આ દ્રવ્યાનુયોગને બધામાં પીએચડી કરેલા પેલા તાંટિયા કે છે ને પ્રોફેસર એ બધા બહુ એની માથાકૂટું કરી છે નિમિત્તને ઉપાદાન અને જૈન સમાજમાં શું છે કે ઉપાદાન જાગૃત રાખવું પડે અને ઉપાદાન જાગૃત હશે ને નિમિત્ત મળશે કે છે દાદા શું કહે છે નિમિત્ત હોવું ઘટે અને નિમિત્ત હોશે એવું કે જે પ્રત્યક્ષ ઉપાદાન હશે શરીરે ઉપાદાન નથી પ્રત્યક્ષ ઉપાદાન એ ચેતન એ શરીર એવું હોવું જોઈએ સજીવન મૂર્તિ શરીર મૂર્તિ જેવું જ બોલ્યા કરે હાલે ચાલે બધું એ કરે પણ એમાં એ ના હોય ત્યારે એ કહે છે એ નિમિત્ત અને નિમિત્ત જ નિમિત્તનું કામ કરી શકે પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કશું જ ના કરે પરનું આ તે બધી રીતે ચર્ચાઓ થઈ છે ને એ તત્વની ભાષામાં છે અને સમજાયું જુદી રીતે પૂતગલ દ્રવ્ય પૂતગલ દ્રવ્યનું જે કામ જરૂર કરી શકે છે પણ પૂતગલ દ્રવ્ય ચેતનનું કામ ના કરી શકે ચેતન દ્રવ્ય પરિણામ પરિણામને આ બધી ઘણી ભાષાઓમાં લખાયું છે તો બધું આ વાત તત્વની ભાષા કરવા જઈએ તત્વને જાણીએ નહીં તત્વને સમજીએ નહીં કેમનું થાય તરું બેન તને બહુ મજા આવે છે પછી બીએસસી કેમેસ્ટ્રી થઈ હતી હે તરુ તરુ કોણ તરુ થઈ હતી તમે થયા હતા તરુ અને મેથેમેટિક્સમાં પાછી તે એમને વસંતભાઈનું કંઈ <laughs> હિસાબ તો નથી લીધો નહીં એ હિસાબ લે પણ હિસાબ જ સમજી ગયા કે હિસાબ કોનો કોણ લે પોતે પોતાનો હિસાબ કરી છૂટે બહુ થઈ ગયું કે છે હિસાબ શબ્દ કેટલો મોટો શરીર ગમે કેમ થઈ ગયા <laughs> આનંદ આવે છે હે શબ્દમાં આનંદ નથી એ અનુભવનો આનંદ છે તો નવીનભાઈ તમે બહુ સારા પ્રશ્નો છે તમારા અને મને અમે મદ્રાસમાં ગયા હતા અમારા દીપક દિલીપભાઈ સાથે સાથે મારી સાથે હતા એમનું ત્યાંનું બિઝનેસ ને બધું હતું એને કારણ ગયા હતા અને થોડા મહાત્મા હતા એ લોકો બોલાયા હતા આપણા રાજસ્થાનના જ હતા અને સ્કર સોનલાલ કેવું ના બધું સોનલાલ એ અને એમનું ત્યાં તો જૈનોની બહુ વસ્તી છે ને ગુજરાતી તેમજ આપણા બધાની તો એ લોકોનું મોટું ટાવર હોય ને તે ટાવરના નીચાના ભાગમાં બધું આપણે અહીંયા કરે છે ને બધા એવું હતું ને હોલ જેવું બધું અને મેનેજર રાખ્યો હતો એક મેનેજર હતો ષણમુગમ ક્ષણમુગમ સાહેબ અને ધર્મિષ્ઠ બહુ પાછો અને બધો સત્સંગ ચાલતો હતો અને પર્યુષણ મને ખ્યાલ છે પર્યુષણનો થોડો સમય હતો તે વખતે આપણે ગયા તારે ચાલતું હતું હવે <clears throat> અમારી આગળ એ શણમુગમના પ્રશ્નો આવ્યા સાઉથ ઇન્ડિયન ખરા ને એટલે એને સાઉથ ઇન્ડિયન પહેલાં આપણા હિન્દુ ધર્મ પર હોય એના આધારે પૂછ્યા પાંચ સાત ચાર પાંચ પ્રશ્નો હતા આ સાહેબ પાસે બધું જ છે રેકોર્ડ તો એક એક પ્રશ્નોને જવાબ મળ્યા દિલીપ બરોબર છે પરફેક્ટ હા બધા જ એટલા બિલકુલ અને બહુ એ હતો હા બ્રિલિયન્ટ એ મેનેજર તરીકે આખા બિલ્ડિંગનો મૂક્યો હતો એ લોકોએ બધાએ થઈને ત્યાં એ આવ્યો હતો પછી થોડો થયો તો આપણે બીજા બે દિવસ રહ્યા હતા મને લાગે છે પછી બીજા દિવસે આવ્યું તો એક છવ્વી વર્ષનો છોકરો આવ્યા બે જણા છવ્વી વર્ષના અને કેવા હતા ખબર છે સાધુઓને ભણાવતા હતા દ્રવ્યાનું યોગ નાની ઉંમરના હોય કે નહીં વ્યાકરણ વ્યાકરણ શાસ્ત્રોમાં વ્યાકરણ તો બહુ મુખ્ય છે એ શીખવાડતા હતા હવે મેં કહું કહે આ છોકરાઓ ગજબનું આવો ગંભીર વિષય યાર તો એમને પછી પ્રશ્ન મને પૂછ્યો સાહેબ તમે જાણો છે ને હે ના ના અરૂપી આત્મા રૂપી કર્મ કેવી રીતે ગ્રહણ કરી શકે આ તો બરોબર છે અરૂપી રૂપીને કેમનું ગ્રહણ કરે અત્યારે શ્રીમદજી આજ કહ્યું ને અરૂપી ગ્રહે રૂપીને કેવી અચરજની વાત એમને અચરજ કહ્યું એને જેને રૂપ નથી એ રૂપને કેમ કેમ પકડે ફોર્મલેસ ફોર્મને કેવી રીતે પકડે અરે આ તો અચરજ છે મોટું આ સમાધાન માગે છે બધા સમજ્યા એ છોકરો બહુ હોશિયાર હતો છોકરો એટલે સારી એવો સત્સંગ થયો એ લોકો જોડે ઘણો સારો અને પર્યુષણ ચાલતા હતા ત્યાં એ લોકો જતા હતા ત્યાં અને એમાં એ લોકોના વ્રતો હોય ને બધા એને એ બહુ સ્ટ્રિક્ટલી પાડતા હતા બંને છોકરાઓ અને એમનો ભાવ જ આ હતો એ લોકોનો છવ્વીસ સત્યાવીસ વર્ષના એવા હશે ચાલો આપણે હવે આપણે કેટલો ટાઈમ ઘડિયાળ કહેશે રહ્યો પંદર ને દસ પચીસ મિનિટ છે તો ઘણી થઈ ગઈ ને પછી ને છ સાઈઠે ગુડી નાખો પંદરસો સેકન્ડ હવે ઓછો કહેવાય ઓછો કહેવાય નહીં ચાલો શું જ કહો એ તો પેલા સન્મુગમે પૂછેલું ગોલ્ડન પીરિયડ કબ આયેગા કેન યુ રિલેટ આ બધું કહ્યું હતું પછી એને એ વાત સમજાવી અમે અધ્યાત્મ ભાષામાં ખુશ થઈ ગયો એવો એ અધ્યાત્મ ભાષા નથી સમજતા એવું નથી ભારતમાં બધા આપણે ધર્મ છે પુનર્જન્મ માનનારા ખરા ને એટલે એને યથાર્થ સમજ મળે એવું નિમિત્ત મળવું ઘટે ત્યારે બહુ આમ તરત થઈ જાય છે પછી એને એની આરાધનામાં સરળતા સારી વસ્તુ થઈ જાય આપ એક જ ને અખંડ અખંડ પ્રતિમા અખંડ પ્રતિમા એટલે પૂતગલ પૂતગલ સ્વભાવથી જે કાર્યરત છે એમાં એ જ પૂતગલને એટલે કે વર્ધમાનના પૂતગલને એને ખંડિત ના થાય એવી રીતે એના મૂળ એક જ સ્વભાવથી જોવું હમ એ તો પૂતગલ આજનું એવું જ છે બધું ખંડ આપણે સમજવું હોય તો ખંડ ખંડ થઈ જાય છે બધું જ્ઞાને ખંડ ખંડ થાય છે પણ એ અખંડતા આવતા ધીમે ધીમે આવે જેમ જેમ હિસાબો થા આપણા બધા કર્મો છે બધા અંતરા ફંતરા બધા કેટલા જાતના કર્મો છે તે આપણે જ આપણા આંતરા પાડેલા બધા એવું અમને પુનીલાલ જે સમજાવ્યું ત્યારે તો મને સમજ પડી <laughs> હે હા જેનો જે સ્વભાવ નથી અને એનો સ્વભાવ માનીને આપણે ચાલ્યા અને જેનો સ્વભાવ છે જાણીએ નહીં આપણે એટલે શું થાય પણ જ્ઞાન મળ્યું તો કે હવે વ્યવહારમાં આવું છે એટલે વ્યવહારમાં ખંડ ખંડ નીકળતા એટલે શુદ્ધ ચોખ્ખું થતા શુદ્ધ થતા એવો એ અખંડતાને પામશે શું કહ્યું व्यवहार व्यवहार છે બસ એટલું જ ધીરુજી ક્યાં બોલતે हाँ और व्यवहार से ही છે अन्यथा नहीं और व्यवहार स्वरूप ही है सभी छह कारक है उसके छह कारक व्यवहार के तो व्यवहार से है ऐसा शुद्धात्मा के छह कारक है स्वभाव से ऐसा छह प्रकार से रहता है तभी ये दोनों का अखंडितता व्यवहार पक्ष में और शुद्धात्मा पक्ष में सब प्रस्तावित होती रहती है और आज्ञा धर्म से आहिस्ते आहिस्ते समय सबके अंदर धीमे धीमे बने हाँ, ઉતાવળ તો બહુ કરવી હોય બધા એને શું થાય ઉતાવળ કોણ કરે એ એને ખોરી કાઢવો જોઈએ ને પાછો શોધે છે ઉતાવળીઓ તમને નથી કહેતો ब्रिज अरे तू आया कहाँ सूरत कहाँ बिजनेस हो यहाँ करके पूछने आया अच्छा आप तो अनुभव ज्ञान सूत्रों बीसवीं पुस्तक है मेरी कुछ बत्तीस हुई है छोटी छोटी पुस्तिकाएँ हैं दो डेढ़ सौ पाना इसी तो सत्संग करते हैं उसमें से उनको अच्छा लगा तो सब निकाल देते हैं तो सभी को व्यवहार में काम में आ रहा है इसी इसी प्रकार की है उसकी हिंदी भी हो गई है हमारे सरी बहन है ना उनके बड़ी स्कूल के डायरेक्टर है तो उन्हें वहाँ बॉम्बे में हिंदी करवाया है पसंद है लेकिन वैसा आपको आराधना तो करते हो तो समझ में आएगा हम्म? भाई એને જોજો આપણે અહીંના આબુ રોડ કે કોઈ પણ હોય તો કાંતિભાઈ તો પોતાનું રિપેર કરાવવા ગયા છે કે હે રિપેર હો ગયા અચ્છા તો અમને જોજો દીપકભાઈને દીપક સ્વામી હા બહુ બહુ આરાધન આરાધન બહુ સુંદર છે એનું અહીંયા જ છે એકાંતમાં બહુ એનો અનુભવ છે અને અંદર ધ્યાનમાં બહુ બેસે છે તો વીસ વીસકા 260 का નંબર હે સૂત્ર કા 260 જ્ઞાની પુરુષની કૃપા તો હોય જ જ્ઞાની પુરુષની કૃપા તો જ હોય પણ એ કૃપા પહોંચવી એ રિસીવિંગ સ્ટેશન પર આધાર રાખે છે એ કૃપા પહોંચે પહોંચે જ નહીં પહોંચે જેવું નહીં માની લેવું એમ એટલે આવું છે કૃપા માટે છે આ એટલે અમે તમને કહ્યું ને કે કૃપા એ પૌદગલિક ક્રિયા નથી પરંતુ શરીર સાથે એને ફ્લો દિવ્ય ફ્લો છે એનું પ્રવહન છે અને ચિત્ત શક્તિને જ પ્રવહન શક્તિ કહે છે આત્માની અંદર શક્તિ બધી ચિત્તી શક્તિ કહેવાય છે એક જાતની એ ચિત્તિ શક્તિ ઘણી ઘણી રીતે સમજાવાય છે એ ફ્લો છે આખો ફ્લો છે સમજાયું એને આજના બહુ આ થિયોલોજીયનો ફિલોસોફરો વિચારકો ઊંચા એને આજે એને ઇથર શબ્દ સમજે છે પણ એ તો એમની ભાષામાં છે કારણ કે પૂતગલના મન પૂતગલને સમજવા જાય ભગવાનને એમાં ખોરવા જાય એવું થાય છે વાત સમજ્યું એટલે કૃપા એ ડિવાઇન ફ્લો છે અને ક્યાંથી કે ડિવાઇન શરીરમાંથી એ પ્રવાહિત થતો ડિવાઇન શરીર એટલે આપણી કલ્પનાથી સમજવા જઈએ પાછા આ મોટી તકલીફ પડી જાય છે ને એટલે કેમ અંદરની એમની ડિવિનિટી કેવી રીતે સમજણ પડે એમનું એક એક કર્મ દિવ્ય છે એ તો શાસ્ત્રનું પ્રમાણ છે સમયસારજીનું જ્ઞાની પુરુષનું પ્રત્યેક ક્રમ દિવ્ય ક્રમ હોય છે અને એ કોઈ પણ ક્રિયા હોય એમાં બંધ દશાથી જ રહે છે બંધ ના પડે કોઈ દિવસે પણ આ બહુ ઘેરી વાત છે નવીનભાઈ બહુ ઘેરી વાત સમયસાર સમયસાર તો વાત इस हिसाब थे मेरे पास हम लकी नेक पर बंगला है वहाँ आए थे अमीन साहब भी थे और इस सुनील पारक भी था और महात्मा थे सब तो नीचे बैठ के चलता था आओ स्नान बार सुबह तो नीचे बैठ जाओ हाँ तो अमीन साहब बैठे हमने तो शास्त्र निकाला हमें ये समझना है समयसार का <laughs> समयसार वो जला हुआ अग्नि है अगर उसको पकड़ने की रीत न आई तो जल जाएंगे ऐसा नहीं पढ़ा जाता नहीं समझे ना जो ज्ञानी पुरुष जिसके पास उसको आपको ग्रहण कर सके समझ सके बोध ले सके उसकी आधार जरूर है को किसके आधार ज्ञानी पुरुष की क्यों कि ज्ञानी पुरुष स्वयं निरालंब है निरालंब है शरीर में अवलंबन के साथ होते हुए अंदर से निरालंब है हुँ? हम्म? तो उसने पूछा कई मजा आ गई थी नहीं थोड़ी <laughs> हमारे चंद्रकांत भाई को बहुत भाव था चंद्रकांत भाई हमारा दोनों का दिले की था और भाव है तो रसिक भाई कहाँ गए आए नहीं हाँ आज आराम करता सब तबियत है तो हाँ नहीं आयु तो चंद्रकांत भाई को भावना कनु भाई એક વખત આપણને ભલે કોઈ જગ્યાએ જઈએ એકાંતમાં જઈ આ દ્રવ્ય દ્રવ્ય આપણે સમજસાર લઈએ ભલે એવો યોગા આવ જઈશું આપણે પણ યોગ આવ્યો નહીં <laughs> આવ્યો નહીં બહુ ભાવના હતી એમની શું એટલે જ્ઞાની પુરુષની કૃપા એ તો એમાં કંઈ કોઈ મિકેનિકલ નથી એ એ તો દિવ્યમાં મિકેનિકલતા ના હોય એ તો વ્યવહાર જ કરે છે પ્રાણી માત્ર માટે તો મનુષ્ય માટે કેમ નહીં હમ માનવ જ માનવનું કલ્યાણ કરી શકે પણ કયો માનવ એમાં ફેર પડી જાય છે આખો સમજાયું ને એટલે ફૂલ ફ્લો થયા જ કરે પણ જેમને ગમે બધું સારું લાગે પરંતુ એ એટલો સમર્પિત ભાવ જેવો હોય એનો એવું એને અગર એક રૂપા ઝીલાય ઝીલાય એટલે એને રિસીવિંગ સ્ટેશન કહ્યું એટલે આપણે સત્સંગમાં બધા બેસીએ છીએ ને તો બધાને ઝીલાય તો કારણ કે જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે તો બધા થવાનું જ એમને અને બીજા ના હોય ते दीपक भाई साहब देखो कितना अच्छा ध्यान करता है बहुत कितना समझ से है हाँ? बड़ा तो ये कृपा ऐसा है आपको वो कृपा का अनुभव थोड़ा थोड़ा होता है है ना <laughs> आंख बंद हो जाती है फिर भी होता है हाँ, इस बात है और खुली आंखों से कृपा का अनुभव होना तो बढ़िया बात है बढ़िया बात है हुँ? हम्म? हम्म। दादा ये आंखों से दिखाई दे इससे नहीं है लेकिन जो आंखों दिव्यता को प्राप्त हुई है दिव्य चर्म चक्षु वो आंखों समझ देती है दादा को हुँ? हम्म, समझ सकती है देख देख सकती है सब कुछ है है कि नहीं बसंत भाई साहब हे डीएम जी बोलते क्यों नहीं आप <laughs> अरे बाप रे <laughs> अच्छा રિસીવિંગ સ્ટેશન સમજો ભાઈ આવી ગયું ને બોલ બોલ રિસીવિંગ સ્ટેશનની ફ્રીક્વન્સી બોલ રિસીવિંગ સ્ટેશનની ફ્રીક્વન્સી મેચ એવું લખ્યું છે ફ્રીક્વન્સી એટલે કે આપણે સમર્પણ સમર્પણ એટલે ડિગ્રી ઓફ સમર્પણ હા એ આમ મન વચન કાર્ય અદ્ભુત અહો અહો એ રિસીવિંગ સ્ટેશન ખુદ એવું થાય એ કેવી રીતે લાવી એ તો અહો ભાવ છે અંદર ઊભો થાય તારે જ્ઞાની જોતા અહો ઓ ભગવાને જો જોવાના મળે જોઈ જાય તો તો અહો થાય કે ના થાય થાય ત્યાર પછી વાત વાત સમજવાની નહીં સમજો તો તને અહો થાય છે જ ને બધી હે મારી પાસે પડી રહ્યું શાના માટે પેલો તારો હર્ષિલ હે નહીં તો કે આ પેલી મોહ બજાર છોડીને મારી પાસે હવે એવો છે હું પૂછ્યું એને મોન્ટેક મારે જોઈએ છે પેનનો લાખ રૂપિયાની મેર બોલ પેન જોયો છબરો છોકરો અમે કહ્યું કંઈ વાંધો નહીં પણ મર્યાદાથી તું છૂટક રાખજે બધી બહુ એકદમ નાચા અચ્છા રાખી એટલે થઈ ગયું બધા તારે સમજાયું બીજું છે હમ એક પદમાં પછી લઈએ થોડું પછી આ પૂરું થવા આવશે બિહારી આનંદજી હમ દાદા ભગવાન છે એ લેવું છે બહુ મોટું છે જરાક ને ઘણું મોટું છે એ તો લે વાંધો નથી જે હોય અરે પ્રભુ પરમાત્મા ના ચાલશે ઓકે એમને લેવા દો ને જે ઠીક લાગે લો તમે લો તમારી રીતે દીપકભાઈ ને આપજો એને हिंदी लेते हैं ना लो लो जाओ हाँ, हाँ बरबर दिलीप आप जाने वाले थे आज के कल अच्छा ट्रेन છે ઓકે હા હા वो हमने हम जाने गई ट्रेन अच्छा ठीक है દાદા દાદા બોલો ભગવાન બોલો દાદા દાદા બોલો ભગવને બોલો ઓ દાદા દાદા બોલો ભગવાન બોલો દાદા દાદા બોલો ભગવન બોલો अपने हृदय के किवाड़ खोलो अपने हृदय के किवाड़ खोलो धर्मो पक्ष की दीवार तोड़ो सच्चे अपनी जगह पर सब है सच्चे उत्क्रांति के नियम से चलते उत्क्रांति के नियम से चलते रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो कौन सोचो कौन है खुद वह दिल से सोचो अंत स्थल के भीतर को खोदो स्थल के भीतर को खोदो दादा दादा बोलो भगवन बोलो दादा दादा बोलो भगवन बोलो ओ दादा दादा बोलो भगवन बोलो दादा दादा बोलो भगवन बोलो जिससे कुछ भी नहीं अनजाना जिससे कुछ भी नहीं अनजाना ज्ञानी पुरुष प्रगट શુદ્ધાત્મા જ્ઞાની પુરુષ પ્રગટ શુદ્ધાત્મા મોક્ષ મિલા દે ચેતન આત્મા મોક્ષ મિલા દે ચેતન આત્મા સ્વપરિણામી સત જ્ઞાનાત્મા સ્વપરિણામી સત જ્ઞાનાત્મા जिसका नहीं निकलता फोटो जिसका नहीं निकलता फोटो उसको दिखा दे दादा दोस्तों उसको दिखा दे दादा दोस्तों केवल सत है सुख समझो तो केवल सत है सुख समझो તો દાદા દાદા બોલો ભગવાન બોલો દાદા દાદા બોલો ભગવાન બોલો દાદા દાદા બોલો ભગવાન બોલો દાદા દાદા બોલો ભગવાન બોલો जगत के सुख दुख उदय के आधीन जगत के सुख दुख उदय के आधीन पुद्गल सत्ता पर उपराधीन उदगल सत्ता पर पराधीन अंतर सुख है सच्ची शांति अंतर सुख है सच्ची शांति બુજ વ્યવસ્થિત કરમ સમાપ્તિ બુજ વ્યવસ્થિત કરમ समाप्ति निर्विकल्प समाधि साधो निर्विकल्प समाधि साधु ज्ञाता पद में ज्ञेय को देखो ज्ञाता पद में ज्ञेय को देखो अपना आत्म सुख ही खोलो अपना आत्म सुख ही खोलो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो दादा भगवान सिम जय जयकार हो દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો આ બ્રિજ પટેલે પાપડા સુરતના છે એમને બાજુ બીજો પ્રશ્ન છે એમનો એ પહેલો હતો અને આપણે તો પહેલો ને બીજો ને બીજો ને પહેલો એક જ છે ને બધું ગણિત ગણિતમાંથી છૂટી ગયા એટલે હા હા આજ્ઞા ધર્મ આપણને મળ્યો છે તો એની મહત્તા સમજી લઈએ કે જ્યાં ત્યાં હરીએ ફરીએ ગમે ત્યાં જઈએ પણ ત્યાં નજર જમીનમાં ખૂપેલી રાખીને જઈએ શું સમજવું છે બોલ એટલે દાદા બુદ્ધિના બુદ્ધિનામાં નહીં ચાલવાનું અને એનો મતલબ લઘુભાવનો થાય છે લઘુભાવ. એટલે મન છે ને નીચા લેવલથી આપણે વ્યવહારમાં કહીએ છીએ નીચા મનથી ચાલીએ વ્યવહાર નથી કહેવાતું આપણને તો એને કોઈ કશું વાંધો અડચણ નહીં આવે બધી નીચા मन से चाहिए उसको बोलते हैं व्यवहार में समझे लघुता उसमें और कुछ नहीं सभी सभी प्रकार से અંતઃકરણ કે સમજાયું ને અને બહેનો માટે લજ્જાએ બહુ એ લોકોનું ઉત્તમ ભૂષણ કહ્યું છે દાગીના બાગીના ભૂષણ નથી કે પણ લજ્જાએ ભૂષણ કહ્યું છે એમનો સ્ત્રી દેહ છે ને એ સ્ત્રી દેહને એને સચવેલો રહે લજ્જા એનું બહુ રક્ષણ કરે લજ્જા એટલે આજે તો જમાનો રહ્યો નથી આખું વિશ્વ બહુ બદલાઈ ગયું છે બધું એટલી બધી ઉગામ ખુલ્લું બાકી આપણે ગામડામાં પહેલાં પહેલાંના વખતમાં હતું ને સ્ત્રીઓ એમની નજર આમ નહીં થાય દાદા ભગવાનના આપણા અમારા ભાદરંગ ગામમાં વડીલો જાય ને ખડી ખડકીમાંથી ખડીમાં બધા વડીલો બેઠા હોય તે બધા વાતો કરે હા હજુ પેલી આવી આજે નવી પરણીલી છે ને એ જાય છે અને પેલી જાણે એ નામ કરી દીધું હોય હા પણ નજર આમ જોઈ લે કોણ બોલ્યું આ દાદાએ બધું બધું અનુભવમાંથી નીકળેલા સમજ્યા ને લજ્જા લજ્જા છે લજ્જા ભૂષણ કહેવાય છે બધા અને પુરુષો માટે ભદ્રિકતા એ ભૂષણ છે ભદ્રિકતા ભદ્રિકતા ભલાપણું ભલાપણું એ ભોળા ના હોય એ બદ્રિક હોય ભોળા છેતરાઈ જાય અરે ભલા છેતરાય નહીં કારણ કે છેતરે જ નહીં કોઈને એમને છેતરાવા એ છેતરી એમને છેતરાવાનો ધંધો માંડ્યો હોય પણ એવું એકલો એક એક પક્ષી ધંધો કોણ માંડી શકશે શિવજીએ માંડેલો ખરો પણ શિવજીને પછી લોકોને માટે એમને વ્યવહારમાં આપવું પડતું રક્ષણ માટે એટલે એમને બધા ભોળા કહે છે એટલે કે મને વાંધો નહીં તમે ભોળા કહેજો ને વરસાદ ના આવે ને ત્યારે બધી પૂજા કરજો બધું કરજો અને મને ડૂબાડી દેજો એટલે વરસાદ <laughs> લોકો મનુષ્ય રોગ છે ને આવું છે વ્યવહારમાં એ ભોળપણ એટલે બચપણ જેવું એ પ્રકારનું લજ્જાનું લક્ષણ સ્ત્રી પોતાનું આખું સ્ત્રીત્વ બીજાનામાંથી રક્ષણ રક્ષણ પોતે કરે એ નજરોથી હોય છે નજર બધે ફરે કરી પણ બધી ખૂપેલી રાખે પણ આકાર નથી આકાર બધો આખો બદલાઈ ગયેલો છે ને આટલું બધું વિજ્ઞાન વિકસ્યું આ બધું જીવન આખું ખુલ્લું થયું દુનિયા નાની થઈ એવું બધું થયું ને એટલે પરંતુ આવું વિજ્ઞાન નીકળે નહીં અને આપણે બધે એકબીજાના આદરથી ના રહી શકીએ બહુ મુશ્કેલ છે બહુ આવું અજ્ઞાન ના હોય તો નહીં તો તો બધું આખું પૂતગલ ક્યાંનું કંઈ ખરા છે એટલે આજ્ઞાધર્મ આપણને મળ્યો છે એની તો એની મહત્તા સમજી લઈએ આપણે આજ્ઞાધર્મ આપણને બધા છે પણ આજ્ઞાધર્મ તો એક જ મળે છે બધાને પાંચ વાક્યો એક સરખા જ મળ્યા છે જે બધી શરીરો જુદા છે મન જુદા છે બધું જુદું છે તો કોઈ જુદી જુદી રીતે સમજાયું કોઈને તો તમને બધાને આપી દીધું એટલે તમારે હવે એની રીતે જીવવાનું રહ્યું એકનું શરીર બીજા શરીરને રીતે કેવી રીતે જીવે કે બીજાનું શરીર આપણા રીતે કેવી રીતે આપણું કામ કરે ના સમજાયું એ હા આજ્ઞાધર્મ સમજાયું ને એટલે એક પૂતગલ પછી બીજાના કલ્યાણનું એને ઉપયોગી થઈ પડે એટલા માટે પોતાનું કલ્યાણ પહેલું કરવું થાય થવું જોઈએ એ આજ્ઞાધર્મ છે આખો નહીં સમજ્યું હા રહેવાનું બધાની જોડે સંબંધોથી એમાં નહીં છૂટકો જ નથી પણ આજ્ઞાધર્મ વ્યક્તિગત છે અને મોક્ષ વ્યક્તિગત છે સહિયારો નથી એમાં વતી નથી ચાલતું આજ્ઞાધર્મમાં સંયોગરમ વતી ચાલે <laughs> વતી ના ચાલે કોઈને ને વતીનો વ્યવહાર તો હોય જ ને એના વખત કેમનું ચાલે લોકોને શું કહો છો સાહેબ વતી હે એ બહુ ઇઝીલી બધાને વપરાય છે કે મારા વતી આટલી વાત કહેજે ને કે તું તાર જાતે કહી દે ને વતી બહુ ચાલે નહીં એટલે આજ્ઞાધર્મ આપણે ગમે ત્યાં જઈએ ગમે ત્યાં ફરીએ પરંતુ આપણું મન એ એ લઘુભાવ એને લઘુભાવ કહે છે લઘુભાવથી રહેવું અને લઘુભાવથી રહેવું એનો મતલબ એ જ કે આપણે જે જે કંઈ મળે એમને આપણે ગુરુપદે સ્થાપી દેવા બચ્ચું મળ્યું ને તો એને ગુરુપદે સ્થાપી લેવું આપણે એની જોડે રહીએ તે આપણું ગુરુ છે એમ કરીને આપણે લઘુવાતી રહીએ ને બચ્ચે બહુ આનંદ થઈ જશે જોજો આપણે આ મોટા છીએ તો એને લાગશે મારા જેવા છે એવું લાગશે જોજો આપણે એનાથી નીચા આવીએ સમજાયું બચ્ચું સમજતું નથી પણ એનાથી નીચા જઈએ ત્યારે એને લાગે કે ઓ કેવું આનંદ થયો એવું છે આ બધું અનુભવથી જ આવે એકદમ નથી આવતું તારે તારો ગુરુ કઈ ગયો ગુરુ તારો હા એ એની પાસે શીખજે હા બધું બધા મધરો શીખવું પડે બધાએ શીખવું પડે કહી જશો જયંતિભાઈ ખરું નહીં સાહેબ બસ તો હવે આપણે આપણે કહ્યું એ પ્રમાણે બે મિનિટ ઉપર થઈ ગઈ પાંચ પિસ્તાલીસની અને ચોવીસ પાછો કરવો પડશે ને બધાએ હે આપણે આહારીને આહારીને કેમનો ભૂખ્યો રખાય હા તો ચાલો તા હા બોલો હાજી લો કૃપાનો એક અનુભવ સરયુબેનને આ વખતે બીજો થયો હા હા બાંદ્રા સ્ટેશનથી નવ વાગે ટ્રેન ઉપડવાની હતી અચ્છા નવમાં પાંચ બાકી હતી એ રસ્તે જઈએ ઇલેક્શનને લીધે બધા રસ્તા બંધ ફેરવી ને પાછા આવ્યા એમ થયું કે ગાડી ગઈ હવે નહીં મળે આજે તો એજન્ટને ફોન કર્યો તો મને કે નવ ને સત્તરે અંધેરી ઊભી રહેશે તો ત્યાંથી હતી કે ગાડી પાછી વાળી નવ ને પંદરે સ્ટેશનની બહાર અને એટલામાં સામેથી એક પુલી આવ્યો અરવલી એક્સપ્રેસ આવી એમ એને પૂછ્યું તો કે અભી નથી આવી ચાલો લઈ જાઉં તમને પહોંચાડું એ મારો સામાન લઈને એ દોડે એની પાછળ હું દોડું આખું પ્લેટફોર્મ ક્રોસ કરીને બીજે છેડે જવાનું હતું હું મનમાં દાદા ગાડી ઉભી રાખજો ઊભી <laughs> રાખજો પાછળ દોડતી જાઉં અને હું પ્લેટફોર્મ પર ત્યાં પહોંચી ગઈ પછી ગાડી આવે આરામમાં અવજણું બધું હતું ને ના દ્રષ્ટિ છે હવે આપણા ના હવે તો પર પાર વગરના મહાત્માઓનો અનુભવ થાય બધાને થાય કંઈનું કંઈ છે છે એ બરાબર છે બહુ એ તો એનો વ્યાપ તો બધી બાજુનો હોય ચોગડનો ચાલો અને આપણામાં એ જ ખુલ્લી થયા છે બધા દરેકને ચાલો જય સચ્ચિદાન નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આયરિયાણમ નમો આયરિ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાવણમ નમો લોય સવસાવણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસળો સવ પાવપણાસળો મંગલાણમ ચ સવેસીમ મંગલાણમ ચ સવેસીમ પડમમ હવાય મંગલમ પડમમ હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સતચિત આનંદ જય સતચિત આનંદ ચાલો તારે બધા આહારીને જવા દો આપણે તો